भज गोविन्दम् भज गो भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढमते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति डुक्रूय करणे करने समझ शंकराचार्य जी महाराज आपे छे ભક્તિ માર્ગમાં જે આચાર્યો થયા છે એમણે નામનો મહિમા ઘણી પ્રકારે અને ઘણો કયો છે એ નામનો મહિમા ભગવાનના નામનો મહિમા જુદા જુદા સમયે કહી શકાય એટલે કે જુદા જુદા પ્રવચનમાં પરંતુ શંકરાચાર્યજી મહારાજે જ્ઞાનની ભૂમિએ વિચરણ કરતા છતાં એમણે જે મૃત્યુ સમયે ભગવાનના નામ સિવાય હરિભજન સિવાય બીજું કંઈ કામ નહીં આવે એવું જે પ્રતિપાદન કર્યું ઉપદેશ આપ્યો એ બહુ જ કિંમતી છે અને ભાઈ આમ તો બહુ નોર્મલી અને સિન્સિયરલી જો તમે વિચારો જિંદગીનું કંઈ ઠેકાણું નહીં ક્યારે પૂરી થાય પરંતુ પચાસ સાઠ વર્ષ પછી જેને જીવવા મળે એ બહુ ભાગ્યશાળી ગણાય ભાગ્યશાળી એટલા માટે કે એ પછી આમ એક દ્રષ્ટિએ ગણો ને તો બહુ ઉત્તમ કાળ કહેવાય કઈ રીતે કે પચાસ સાઠ વર્ષ થયા હોય એટલે છોકરા છે આ બધા મોટા થઈ ગયા હોય એને ભરાવી પરણાવી દીધા હોય હોય તો ભાઈ ના હોય તો પછી શું કરવું એટલે એ બધો વ્યવહાર પૂરો થઈ ગયો હોય જવાબદારી પૂરી છોકરાઓને જે કાંઈ વહેંચી દેવાનું હોય વહેંચી દીધું હોય છોકરાઓએ વ્યવહાર સંભાળી લીધો હોય અથવા આંચકી લીધો હોય એટલે એમાંથી નિવૃત્ત થઈ ગયા હોય પછી સંસાર કેવો છે એનો પણ પૂરો સ્વાદ આવી ગયો હોય પેલી દ્રષ્ટિએ તમે જુઓ તો ખાવું પીવું હરવું ફરવું જોવું માણવું મોજ કરવી એ બધા જ સ્વાદ ચાખી લીધા હોય એટલે કોઈ એમ ન હોય કે આ રહી ગયું પોતાની કેપેસિટી પ્રમાણે એમણે સંસારના બધા પ્રકારના સ્વાદ પણ ટેસ્ટ કર્યા હોય અભર ખાવ પણ પૂરી થઈ હોય અને સંસારના વ્યવહારના બહુ જ અતિ વિચિત્ર અનુભવ થઈ ચૂક્યા હોય કારણ કે જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે જુવાની જાય છે ત્યારે બધું ગમગીન લાગે છે એટલે વ્યવહારમાં એને બધી ખબર પડી જાય છે કે જ્યાં જ્યાં હાથ નાખ્યો છે ત્યાં બહુ જ કડવાશ જ મળે છે અને જેટલું એ બધું ભૂતકાળ સંભાળે એટલો એ દુઃખી થાય કારણ કે કોઈ થકી એને સારા અનુભવ ન થયા હોય ન ને પતિથી ન પતિને પત્નીથી ન બાળકોથી ન પાડોશીથી ન સંબંધીઓથી ન ભાઈઓને બહેનોને બધી જગ્યાએ તને જો તો એમ થાય કે હે ભગવાન બસ એટલે નિવૃત્તિ કાળ પણ મળ્યો કહેવાય હવે એ કાળ ઉત્તમ એટલા માટે કે પાછું વળવું હોય તો વળી શકાય અને વળીને હરિભજન કરી શકાય આ ઉત્તમ કાળ છે કરે તો જુવાનિયાને કઈ આંખો મીચીને તમે બેસી જાવ તો માળા જ કરી રાખો તો કરી શકે નહીં કારણ કે એને હજી ઘણા બધા પંથ દેખાય છે અને હજી એને એમ છે કે મારે હજી ઘણું બાકી છે પણ આમને જ પછી એવું કાંઈ છે નહીં અને દોડવું હોય તો હવે મશીન નથી દોડે શું ગાડી જ રિઝર્વમાં છું એટલે હવે કાંઈ છે નહીં ને જુવાનિયાને તો તો સારું છે તમે આટલી ઉંમરમાં તમે આ સાંભળવા આવો અને ભજન કરો નહીતર આમાં એ બધું ઠરે નહીં કારણ કે એને તો દુનિયા ગમે તેટલું તમે કહો કે દુનિયા છે ને એ છોકરા એટલે બાપાના પૌત્ર બે ત્રણ બેઠા બેઠા ભણવામાં આવે ને ભૂગોળમાં એટલે કે પૃથ્વી ગોળ છે ને આ છે ને આવી રીતે ફરે છે ને એમ તે વળી બાપા એટલે દાદા બેઠા બેઠા સાંભળે એટલે વળી એક છોકરાએ કીધું બાપા તમને તો ખબર નહીં હોય શું પૃથ્વી ગોળ છે તમને શું લાગે છે સપાટ છે તમને શું લાગે છે દાદા કે પૃથ્વી ગોળે નથી ચોરસે નથી સપાટી નથી ચારસો વીસ છે આ એનો અનુભવ બોલે જો એટલે હવે ક્યાંય માથું ભટકાવ્યા જેવું ક્યાંય એને નથી એટલે જો એમ કરે કે હે હરી તો કામ થઈ જાય પણ કરે તો આપણે અમરેલી પાસે કુકાઓ ગામ છે ત્યાં હિરજી બાપા બહુ સારા ભગત થઈ ગયા બે પાંચ વાર મેં એમના દર્શન કર્યા છે એકસો ને સાત વર્ષ જીવ્યા ખડે ધડે ડોહો એકસો ને પાંચ સાત વર્ષે આપણને બથમાં ગાલીને સાધુને મળે તો આપણા હાડકા કકડાટી બોલે નવા દાંત ઉગેલા એવા બેઠી દળીના પણ એવા મજબૂત પણ પચાસ સાઠ વર્ષ થયા અને છોકરાઓ હશે એ બધાને પરણાવી વરણાવીને ખેતીનું જે કંઈ હતું બધું વેચીને બધું પૂરી કરીને પછી બાપાએ કીધું જુઓ હવે આ બધું તમને સોંપ્યું હવે હું તમને ક્યાંય વ્યવહારમાં ક્યાંય આડો આવીશ નહીં પણ એટલું જ તમે મને ક્યાંય આડા આવતા નહીં બસ મારે હરિભજન કરવું છે સેવાના કાર્યો કરવા છે મારી રીતે બેસીશ મંદિરે રહીશ બે વખત ઘરે રોટલો જમવા આવીશ બાકી બીજી હું કાંઈ ખટખટ નહીં કરું તમે મારામાં ખટખટ કરતા નહીં કેવો ડોસો કહેવાય બોલો અને પછી મંદિરે રહે હરી ભજે પણ હવે ઘર ઘર છે આમના ઘરવાળા ડોસીને તો પછી ઓછી બીક હોય થોડા દિવસો થયા ત્યાં છોકરાનો છોકરો એને મોકલ્યો કે જાને દાદાને કે ખેતર જઈ અને ત્યાં જમવાનું એટલે કાઠિયાવાડમાં ભાત બોલે ટિફિન ભાત જમવાનું આપી આવે એટલે છોકરો આવ્યો પૌત્ર દાદા મારે દાદીએ કહ્યું છે કે ખેતરે જઈ અને તમે જમવાનું આપી આવો ત્યાં મજૂરો બધા છે છોકરાઓને બધા એટલે બાપો કે આ ડોસો હવે વાળીએ ભાત આપવા જમવાનું આપવા નહીં જાય પણ મારી દાદીમાં કીધું છે તો જો તારી દાદીએ કીધું હોય તો દાદીને કહી દેજે કે વાડીએ ભાત આપવા જમવાનું આપવા જાય એવો ડોસો જોતો હોય તો બીજો ધણી કરી લે તે દિન ઘડીને પછીનો દી નામ ન લ્યો કોઈ ડોસાનું કેવા કેવા અને એક વસ્તુ તમે જો પૌત્ર નું મોઢું જોઈ નહીં ત્યારે બધા પાણી પાણી થાય તમે જો કાંઈ નહીં મારે ભજન કરવું છે પછી ખાલી ભજન કરે એવું જ નહીં સત્સંગમાં ફરે સંતોની સાથે ફરે કોઈ મંદિરોના જેવા બધા કાર્યો હોય એમાં બધે બહુ સેવા કરે પૈસે ટકે શરીરથી બહુ સેવા કરે ગરીબોની સેવા કરે મંદિરે હોય જ્યારે કાંઈ સેવા ફરવાનું ન હોય ગામડાઓમાં તો મંદિરમાં બેસે ભગવાનની કથા વાંચે જે આવે એને ભગવાનની વાતો સંભળાવે જીવનમાં જીવા જેવી વાત કરે આવી રીતે જીવન એને પસાર કર્યું ને એકસો ને સાત વર્ષે ડોસો બધાને જય સ્વામિનારાયણ કઈ ધામમાં વયા ગયા આવું જીવ કેવો નિવૃત્તિ કાળ નો ઉપયોગ કર્યો કહેવાય પણ ગઢપણમાં આ બધું કરીશું એવા ખ્યાલમાં રહે એ આપણે જોયું ને કે મહામૂઢ કારણ ગઢપણ આવે જેવું ક્યાં નક્કી છે એક જણો ધંધામાં સારું કમાય પણ આખો દિવસ ઘરે આવે તો એને ફોન ઉપર ને આ તે બસ વ્યવહાર ને વેપાર જ ચાલી રાખે એટલે પત્ની હતી બહુ ધર્મિષ્ઠ ભગવત ભક્તિ ભાવવાળી એમણે વારે વારે કહે ભાઈ તમે કમાવો એનો વાંધો નથી બધા વ્યવહાર કરવા પડે પણ તમે સવાર સાંજ માળા કરતા જાઓ પાંચ પાંચ ના કે કરશું શું ઉતાવળ છું કમાઈ લેવા દો અત્યારે હજી ઉંમર છે કમાવાની ત્યાં ત્યો અત્યારમાં વળી આ માળાના ચક્કરમાં ક્યાં ચડાવે વળી થોડા દિવસ થાય વળી યાદી આપે તમે કમાવો એનો વાંધો નથી ધંધો સારો છે એ બહુ સારી વાત છે દોડો એનો વાંધો નથી પણ સવારે સાંજ તમે દસ પંદર મિનિટ પાંચ પાંચ માળા કરતા જાઓ ને પણ તને કેટલી વાર કહ્યું તું મારા માથાકૂટ ન કર મારા કરશું ક્યાં જ એટલી બધી ઉતાવળ ફાટી જાય છે હજી ઘણો લાંબો પન છે નિરાતે કરશું શું એવી ઉતાવળ છે મારે અત્યારે કમાઈ લેવાનો અવસર છે આ કે પણ કમાઈ લેવાની ક્યાં ના પાડું છું પણ સવાર સાંજ આપણે જેમ જમવા જોઈએ એમાં આ જરા હરિભજન કરી લ્યો તમને વાંધો શું તો કરવું જ છે ને હરિભજન પછી કરવું જ છે બધા નિરાતે ભજન કરવું છે આપણે બીજું કરવું જ છે શું શું એવી ઉતાવળ છે વળી પાછું ક્યારેક કીધું છે ત્યારે બહુ ખારો થયો રોજ ચોટી શું પડી છું તને કહ્યું છે નિરાતે કરશો શું ઉતાવળ છે પછી બાઈ તો બોલે નહીં ને એમાં નારાયણને કરું થોડા દિવસો થયા ને પડ્યો બીમાર દવાખાને ગયા ડોક્ટરે દવા આપી પછી દવા તો આપવાનું પત્નીએ સંભાળવાનું હોય ઓઈલો તો પછી પથારીમાં પીડ્યો હોય આમ ઊભું થવાની કઈ પેલી બહુ હોય ને સ્ટેમિના એટલે પછી શું કરે જે દવા આપવાનો સમય થયો એટલે કહ્યું કે ભાઈ લાવો દવા લાવો એટલે પી લઉં લઈ લઉં દવા હા આપું છું હમણાં આવું આવી જ નહીં દવા આપવા પંદર વીસ મિનિટ થઈ ગઈ એટલે પેલો કે પણ તને સાંભળ્યું દવા હા ભૂલી ગઈ કામ હોય ને કેટલા અમારી એક કામ થોડું હોય હમણાં આવી હમણાં હમણાં આવી વળી પાછો પંદર વીસ મિનિટ અડધો કલાક કાઢી નાખી અરે તને કેમ આવું ભૂલાઈ જાય છે તું જલ્દી મને દવા આમ કરતા કરતા પોણો કલાક વયો હા હા ભૂલાઈ ગયો હમણાં આવી જુઓ એમ કરતા કલાક પૂરો થયો પછી પેલો ખીજાણો કે શું લાવી છું લાવું છું લાવું છું કર્યા કરે છે તે દવા આપને જલ્દી તો પેલી પત્ની કે પણ એમાં આટલા બધા ઉતાવળ શું છે દવા લેવાની દવા લેવાની આટલી બધી ઉતાવળ શું છે ઉતાવળ તો હોય જ ને મરી જાવ પછી દવા શું કામની છે પેલી પત્ની કે હું એ જ કઉ છું ભલા માણા મરી ગયા પછી માળા નહીં થાય મરી ગયા પછી માળા નહીં થાય ઉતાવળ જેમ દવા લેવામાં છે એમ ઉતાવળ હરિભજનમાં કરો કારણ કે મરી ગયા પછી માળા નહીં થાય ઔષધ કે રોટલો શરીરનું પોષણ છે ભજન છે એ આત્માનું જીવનું કવચ અને રક્ષણ છે અને એ જ કામ આવે શંકરાચાર્યજી કે છે ભક્તિના આચાર્ય તો કહે જ ભાઈ સુખાવસાને દુખાવસાને દેહાવસાને ઇદને જાપ્યમ ગોવિંદ દામોદર માધવે એવું દામોદર સ્તોત્ર બહુ સુંદર છે સુખ હોય દુઃખ હોય કે મૃત્યુકાળ હોય બસ ગોવિંદ દામોદર મહાદેવે એ વચ્ચે યાદ આવશે કે કેમ ખબર નથી પણ ગોવિંદ જે ભગવાનનું નામ મૂક્યું છે ને એ પણ બહુ વૈદિક અને બહુ શાસ્ત્રીય છે યાદ આવશે તો અત્યારે જોઈશું અત્યારે મગજમાં આવ્યું અત્યાર સુધી નહોતું યાદ આવ્યું અચાનક અત્યારે આવ્યું કારણ ગોવિંદ જે મૂક્યું છે એ પણ બહુ જ શાસ્ત્રીય વાત છે હજે ગોવિંદમ બીજા ઘણા નામ લઈ શક્યા હોત પણ ગોવિંદ નામ બહુ જ અત્યંત રહસ્યમય છે પુકારના સમય સમયમાં ગોવિંદ ભગવાનનું નામ છે એનો બધા ભક્તોએ ઉચ્ચાર કર્યો છે પેલો ગજેન્દ્ર ડૂબવા માંડ્યો ત્યારે પણ એ હે ગોવિંદ હે ગોપા એમ પુકાર કરે છે એટલે પછી જોઈશું એ જયારે આવશે ત્યારે મગજમાં એટલે મૃત્યુનો સમય આવશે ત્યારે ભગવાનના ભજન સિવાય શંકરાચાર્ય કે બીજું કંઈ કામ નહીં આવે એટલે કહ્યું કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે મૃત્યુ સમયે જયારે મોત આવશે ત્યારે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે આ ઉપદેશ શંકરાચાર્ય આવો સુંદર આપ્યો એ કોને આપ્યો એ તો તમને મગજમાં હશે જ શું હે હા કાશીમાં પેલા ત્યાં જ લોચો છે આપણે કોઈ માથે લેતા જ નથી બસ પેલું મગજમાં છે ઓલા બ્રાહ્મણ જે છે ને કાશીમાં એ વૃદ્ધ હતો અને એ હરિભજન નહોતો કરતો અને સવારના પોરમાં વ્યાકરણનું સૂત્ર ડુકરું કરણે ડુકરું કરણે જપતો હતો એને બધું કહે છે આપણને કોઈ કઈ કહેતું એટલે અતિ મહામૂઢ જે માથે ના લે એ મહામૂઢ નો શિરોમણી એટલે આપણે મૂઢ નહીં મહામૂઢ નહીં પણ અતિ મહામૂઢ કારણ કે મગજમાં એમ છે કે આપણને ક્યાં કીએ છે એ પેલા બ્રાહ્મણને કીએ છે અને લગભગ કથામાં આ જ વસ્તુ બનતી હોય છે બધા જ વોલીબોલ રમે છે સભામાં આમ બેઠા દેખાય પણ બધા વોલીબોલ રમે કોઈ પોતાના માથા પર કોઈ પણ સરસ પોતાને લાગુ પડતી વાત આવે તો ધડ કિક મારે બીજા પર જવા એવો પેલો બોલાવેલો એવી સરસ આમ સ્ટાઇલ મને પકડતા ન આવે પણ આમ એવી આમ મારે સીધો જ જવા દીધો પણ કોઈ પોતાના માથે આવવા જ ના દે અને જે પોતાના માથે આવવા દે એ જ ભક્ત શિરોમણી થાય બાકી થાય અને તમે એમ માનો છો કે આપણે માથે લઈએ છીએ ના ના લગભગ બસ બોલી બોલ કાંઈ કેવી વાત આવે અરે આ રામાયણ ઉપર રામકિંકરદાસજી મહારાજ બહુ સરસ પ્રવચનો એમના છે બધા અને તો હવે સાકેતવાસી થયા દેહ મૂકી ગયા પણ બહુ જ ભદ્ર પુરુષ ભગવદ ભક્ત તો એ આખી જિંદગી રામાયણ સિવાય બીજી કોઈ ગ્રંથ પર બોલ્યા જ નહીં રામાયણ સિવાય કોઈ વાત નહીં તમે લગ્નના કોઈ એના પ્રસંગે જવાનું હોય ને બોલે તો રામાયણ જ બોલે એકવાર કોઈ અખબારનું કંઈક પ્રસંગ હતો અને પરાયણે બાપજીને લઈ ગયા આશીર્વાદ માટે તો ત્યાંય રામાયણ જ કાઢી અને એમાંથી રામાયણમાંથી એને પત્રકારત્વ કાઢ્યું કે મેસેન્જર હોય તો કેવો હોય તો હનુમાનજી જેવો હોય મંથરા જેવો ન હોવો જોઈએ હનુમાનજી જે રામજીને આપ્યા ખબર કે સીતાજીને ત્યાં પહોંચાડ્યા એવો જ હોવો જોઈએ મેસેન્જર એટલે પત્રકારનું કામ હનુમાનજી થવાનું છે મંથરા થવાનું નથી આવી સરસ મજાની રામાયણની કથા દ્વારા ઉપદેશ આપ્યો આખી જિંદગી રામચરિત માનસને એકદમ અનન્ય શરણાગતિથી રહ્યા હોય છે અમુક અમુક ડોંગરેજી મહારાજ આખી જિંદગી ભાગવત કથા કરી તમે જુઓ કોઈ દિવસ ક્યારેય કોઈ યજમાન માત્રનું ક્યારેય સંબોધન કર્યું નથી એમણે ભાગવતજીની જ કથા શરૂ થાય ભલે ગમે તેને કથા બેસાડી હોય યજમાન શ્રીનું નામ આવે જ નહીં સંબોધન પણ નહીં કથા કૃષ્ણની થાય યજમાનની ન થાય આજે કોઈ આવું કરે એટલે તો લોકો ટીકા કરે બહુ અહંકારી થઈ ગયા છે ને આવા થઈ ગયા છે ને આવું થઈ ગયું છે પણ અમુક વસ્તુઓ તો બહુ હોય છે એ રામકિંકરદાસજી મહારાજની એક જગ્યાએ કથા પ્રવચનો છે ને યજમાન કોઈ થયા હશે તેને ઘેર ઉતારો હશે તે ગાડી સંપન્ન વાળા હોય તે જે ત્યાં રાખે ને બધા આયોજકો એટલે આવે ને લઈ જાય બાપજી તો ગ્રહસ્થ હતા એટલે પેલા ગ્રહસ્થ એને ગાડી બેસાડીને લઈ આવે જ્યાં કથા પ્રસંગ હોય ત્યાં કથા પૂરી થઈ એટલે બાપજી ગાડી આવ્યા ત્યારે ડ્રાઈવર સીટ ઉપર પેલા ગ્રહસ્થ બેઠા હતા બાપજી બાજુની સીટ ઉપર બેઠા બેઠા ને એમણે કહ્યું મહારાજ શ્રી આજે તમે જે મંથરા વાળી વાત કરી ને ભાવ સરસ વાત કરી મારી ઘરવાળી એવી જ છે એની પત્ની હજી આવ્યા નહોતા આ વાજ એ આ મંથરા ને મંથરા ઉપર બે દોરા ચડે પણ તમે બહુ સરસ આજે મંથરાની જે આમ તમે વાતો કરી છે આહા હા હા જો એને સમજાય ને તો એનું કામ થઈ જાય એમાં પેલા આવ્યા આવીને બારણું ખોલીને પાટલી સીટી ઉપર બેઠા બેઠાની સાથે જ કીધું મહારાજશ્રી આજે તમે કથા કરી ત્રણ દિવસથી કરો છો પણ આજે તમે જે રાવણની વાત કરીને વાત અદભુત હો મારા આનો સ્વભાવ એવો જ છે છે ને વોલીબોલ આવાજ ના દે કોઈ માથે કોઈ માથે આવાજ ના દે કઈ આપણને જીણાભાઈ ને અદીબાનો જે પ્રસંગ હોય અને એ સેવામાં અડા આવ્યા તો પછી પેલી આમ બેનને પણ તુચકાર કરી નાખ્યો અને મોડું નહીં જોઉં તારું કોઈ દિવસ એવું કહીને સંબંધ તોડી નાખ્યો એ આપણે ઝીણાભાઈનું જ માનીએ પણ આપણે આપણો વિચાર કરતા નથી કે આપણે આવું કરીએ છીએ આપણે સેવામાં આવું બલિદાન કે આવી ભાવના કે આવું કાંઈ છે માથે આવે જ નહીં આવે નહીં તો ક્યાંથી અને વાગ્યા વગર જીવ જાગે નહીં ભાગવા જ ના દઈએ તો જાગે ક્યાંથી જીવ આ તો રામકેકર દાસજી નો પ્રસંગ છે પણ મારે જે બન્યું એ હું તમને કહું પંદર વર્ષ પહેલા આ બનેલું હવે તે હરિભક્ત વૃદ્ધ થઈ ગયા છે ક્યારેક ક્યારેક દેખા દે છે ત્યારે મને જૂનું યાદ આવે છે એવો વિચિત્ર સ્વભાવ કાંઈ પણ વાત હોય કાંઈ પણ પ્રસંગ હોય એનાથી વિપરીત જ એ વાતો ચાલુ કરે આ શ્રાવણ મહિનાનો પહેલો સપ્તાહ હોય એટલે આપણે જ્ઞાન સત્ર હોય એટલે ભાગવતની કથા બેસાડી તરત બહાર આવીને વાતો મંડપ કરવા બધા હોય બધાને પાછું આવું જ જોઈતું હોય બોલનારો જોઈએ સાંભળવાળા શ્રોતાનો તો પાર છે જ નહીં ભાગવત ભાગવત બેસાડાય આપણે સ્વામિનારાયણના ઉપાસક શુદ્ધ સર્વોપરી સહજાનંદ સ્વામી સત્સંગી જીવનની કથા બેસાડે ભાગવતને રાખીને શું કરવાનું હોય સજાનંદ સ્વામીની વાતો થાય તો આપણને આમ આનંદ આવે ભાગવત શું હવે એની વાતો કરે પછી કોઈ વખતે સત્સંગ જીવન તો આવે જ બીજે વર્ષે સત્સંગ જીવન આવ્યું તો વળી પાછા સત્સંગ જીવન તો આપણે સાંભળ્યું જ હોય ભલા માણા ભાગવત રાખો બહારના લોકો આવે તો વચ્ચે વચ્ચે એમને આપણા સાધુના દર્શન થાય ભગવાનના દર્શન થાય બે વાત સત્સંગની આવી જાય તો એને સહજાનંદ સામે ઓળખાય તો એના જીવનું સારું થઈ જાય પણ લોકો સમજતા જ નથી એટલે આ સત્સંગી જીવન બેસાડીને બેઠા લોકભોગ્ય હોવું જોઈએ કઈ વળી ત્યારે આ જે કથાઓ જ્ઞાન સત્રની થતી તો એમાં બપોરે અને બધે જમણવારું જમવાનું પણ રાખતા એટલે આ જમવામાં જ સમય જાય છે અને ઘણા લોકો જમવા જ આવે છે અને જે જમવા જ આવતા હોય એને શું કથાની અસર થાય આ બધું કાઢી નાખવું જોઈએ શોધ સત્સંગ જ હોવો જોઈએ બસ લોકો આવે જેને ગરજ હોય એ આવે નિરાતે કથા સાંભળે અને જેને ગરજ જાય એ તો ગમે તેમ આવી જવાના છે આપણે તો આમાં જ નવરા નથી થતા આખો દિવસ લગભગ આ જમવાડો જમવામાં જ વ્યુ જાય છે સમય જ્ઞાન સત્ર એટલે અધ્યાત્મ સત્ર અધ્યાત્મ સત્ર એટલે ભગવાનમાં જોડાવાની જ વાત એમાં પછી વિષયો આવે જ નહીં પછી જમવાનું કાઢી નાખ્યું તમે જાણો છો એટલે આ જમવાનું રાખવું જોઈએ હવે અહીંથી છૂટે પછી ઘરે જાય પછી રસોઈ કરે પછી આવે તો ક્યાંથી સમયસર પહોંચી શકે અને જમવાને બાને કોક અજાણ્યા આવે પેલા આવે પરોક્ષ આવે જે આવે તે એને આપણો પ્રસાદ જાય તો એને જીવમાં ગુણ આવે તો એને ભગવાનની ભાવના જાગી ઉઠે પ્રસાદ પાણી જમવાનું બધું હોવું જોઈએ સવાર બપોરને સાંજે રાત્રે કથા ને ચાલે ત્રણ ટાઈમ સેશન ચાલતા હોય તો કે સવારે લોકો સાવ ઓછા આવે બધા કોઈ નવરા ન હોય તો સવારે પછી થોડી પાંખી હાજરી હોય તો સવારે છે ને વિરામ રાખવાની જરૂર છે કોઈ હોય નહીં પછી શું નકામું આટલું બધું આરામ રહીએ તો પછી ઘણી વાર તમે જોવો છો ડે નાઇટ થાય બપોરે રાત્રે વળી પાછો ઉપાડ કરે સવારે અમારી જેવા નિવૃત્ત હોય ક્યાં જવું કાંકરિયામ પડવું આ ફેંસલો તો આવી જાય સાહેબ અમારે ક્યાં જવું આ નિવૃત્ત કેટલાય છે આ બધા સવારે શું બધા કરે કથા તો હોવી જોઈએ છેલ્લી ભાઈ કે નાના સાધુ બેસાડવા જોઈએ પણ સવારનું સેશન બંધ થોડું રખાય જ્ઞાન સત્ર એટલે જ્ઞાન સત્ર મળવું જ જોઈએ ભગવાનનું જ્ઞાન બસ આવી વાત વાતમાં પત્રિકા ન છાપો તો આમ કરે છાપો તો આમ કરે પીપુડી વાળા મંગાવો તો કે ધમાલ શું છે ન મંગાવો તો કે ભગવાનનું ધામ તો ગાજતું ગુંજતું હોવું જોઈએ એટલે આપણને સૂજે નહીં એને વાત વાતમાં સૂજે આવું પાછું નાની નાની વાતમાં બસ આવો જ આવો જ છે ને એકદમ પેલા શિશુપાલ જેવો છો બધી વાતમાં અવળું જ શું હવે એમાં શું થયું કે ત્યારે સવારમાં જેમ કથા થાય છે ને ત્યારે કોઈ સંતો જે વાંચતા હોય ને બહાર ગયા હોય તો પંદર વર્ષ પહેલાની વાત એટલે પછી હું ક્યારેક આવીને કથામાં આવીને બેસી જાઉં તો હું આવીને બેસું મારે બહાર ગયા છે એટલે મારે બે પાંચ દિવસ સંભાળવાનું છે અઠવાડિયું પંદર જે હશે તે આવીને બેસી જાઓ એ પેલી લાઈનમાં જ હોય મેં કીધું આ મોકો છે હરિભક્તો થોડા ઓછા જ હોય મેં કીધું અહીંયા આપણે થોડુંક જો આને કહીએ ને સમજાય જાય ને મેં બધું ઉપાડ્યું અને આ જે કીધું એવું એક એક મુદ્દો લઈ લઈને મેં કીધું આવા સ્વભાવ હોય ગમે તે કરો એનાથી વિપરીત જ પ્રચાર કર્યા રાખે કોઈ વાતને કોઈનું સુખ આવવા જ નથી ડાભોળિયા જેવા મેં કીધું અને કૂતરાની પૂંછડી વાંકીને વાંકી ગમે ભૂંગળી ભૂંગળીમાં ઘાલીને રાખો તો જેવી ભૂંગળી કાઢો છ મહિના ભૂંગળી બાંધી રાખો પણ જેવી ભૂંગળી કાઢો એટલે પાછી પાછું તારે જ પૂછ્યું એ સિદ્ધિ થાય જ નહીં મેં કીધું આવા સ્વભાવ ન પોતે સુખ લે ન બીજાને સુખ લેવા દે અને એવી રીતે કામ એની સામે જોઈ જોઈને વાત કરીને પોણો કલાક મેં બળ કર્યું મેં કીધું હવે તો સમજાઈ જતું છે ને અને જેવી સભા છૂટી મારા બે ગોઠણ દબાવીને કે મને કે સ્વામી આજ તો તમે ઓછા કાઢી નાખ્યા આવું જ કેવું જોઈએ આ નહીતર વેજા કોઈ એવી જ નથી આ તમને બધા બુદ્ધિ વાળા લાગે પણ આ તો બહુ જાડી બુદ્ધિના જાડું લુગડું હોય એને મછડે મેળ નો આવે ધોકા લઈને ધોકાવું પડે તમે સારું કામ કર્યું એવા ધોકાવ્યા છે ને એ ન સુધરે તો કાંઈ નહીં સ્વામી એ પોતાનો સ્વભાવ ઓળખે ને તોય બસ લે મને આમ ચક્કર આવ્યો સ્વભાવ ઓળખે તોય બસ છે સ્વામી પણ તમે બહુ સારામાં સારું કામ કર્યું હોથા કાઢી નાખ્યા અને તમારા સિવાય કોઈ કીએ નહીં હોથા કાઢી નાખ્યા ભગવાન ભગવાન પછી તો બે પાંચ દિવસ ગયા ને એમાં એક દિવસ એવું બન્યું એ આવીને બેઠા એમાં વરસાદ ચોમાસાનો સમય ને આવો એ વરસાદ શરૂ થઈ ગયો કોઈ આવ્યા જ નહીં એ એક ને એક હું મેં કીધું આજ હવે કોઈ મૂકે આવો મોકો આંકડે મધને માખ્યું વિનાનું બે પાંચ દિવસ કીધા તો એનાથી બમણા વેગ થયો હોથા હું પાઠા કાઢી નાખ્યા એવું આમ નામ લઈને મેં કીધું આવા સ્વભાવ હોય પાછા મેં કીધું બીજાને સુધારવાની વાત કરે પોતાને સુધારવાની વાત ન કરે પોતાને માથે ના આવવા દે બીજાને માથે નાખી દે પોતાને માથે એક વાત ન અડવા દે મેં કીધું વોટરપ્રૂફ થઈને સભામાં બેઠા હોય ગમે એટલું કરીએ તો સુધરે ક્યાંથી બીજાને સુધારવાની વાત કરે પણ પોતે સુધરવું છે એવી તો સપનામાં વિચાર ન કરે પોણો કલાક કર્યું પણ જેવી સભા પૂરી થઈને મને કે સામી વાત મૂકી દો આજ તો તમે હોલરાવ્યા હોલરાવ્યા વાત મૂકી દો પણ જેને કેવું થયું કોઈ આવ્યા નથી વરસાદ નડી ગયો સ્વામી તમારું બળ સાવ નકામું ગયું હું શ્રીપતિ કર્યા વગર વિયો ગયો બોલો આમાં વોલીબોલ ની રમત સિવાય કોઈ રમે છે હજી એ બાપા છે ક્યારેક ક્યારેક આવે છે ત્યારે મને પુરાતન સ્મૃતિઓ થાય છે નામ ન અપાય એટલે આપણે અતિ મહામૂળ છે આપણે વિચાર કરીએ છીએ કે શંકરાચાર્ય જે કાશીમાં પેલા બ્રાહ્મણને ઉપદેશ આપ્યો છે કે તું આ વ્યાકરણના સૂત્રો ડુકરું ડુકરું કરણે કરે છે પણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ સિવાય તારું મોત આવશે પ્રાપ્તે સન્નિહિતે મરણે મૃત્યુ સમયે ભજન સિવાય હરિભજન નામ જપ નામ સ્મરણ સિવાય કઈ કામ નહીં આવે પણ એ કોને કહે છે આપણને પોતાને આપણને નહીં મને ડોશીમાં માંદા પડ્યા વૈદ્ય બોલાવ્યા વૈદ્ય નાડી જોઈને કીધું ડોશીમાં ક્યાં દુખે છે તો કે પંચ કે ત્યાં લે એટલે આમાં કઈ પંચ હાલે એમ કથામાં આપણે જેવું જ છે આપણને કે છે આપણને કોને મને કે છે કોને મને કે છે કે મોઢ હરિભજન કરી લે હરિભજન કરી લે વ્યવહાર હવે બધો વળોટ આવી ગયો છે છોકરાઓ હરિપરણી ગયા છે બેંક બેલેન્સ પણ સારું છે અરે પેલું નિવૃત્તિ જે આવવાનું હોય એ પણ ઘણું આવ્યું છે બધું બેંકમાં ખૂબ પડ્યું છે ઘરમાં બીજું કઈ નથી ઘરમાં બધા એમ કે છે એક બાજુ બેસીને હરિભજો તોય હરિભજન થતું નથી એ મૂઢ છે અને યુવાની છે પત્તામાં ખેલવામાં રમવામાં જમવામાં જાત જાતના બધા મોરશોક કરવામાં કોકો પીવામાં કોકા પીવામાં દાબેલી ખાવામાં ફલાણું ખાવામાં કેટલો બધો સમય જાય છે સ્વિમિંગમાં જાય છે ફલાણે જાય છે ક્રિકેટમાં જાય છે નામાં જાય છે ત્રણ ત્રણ કલાક થિયેટરમાં અંધારામાં પૈસા દઈને ગોંચાઈ મરી રહ્યા છે અને આવા અજવાળામાં અડધો કલાક ના બેસે એટલે બધા મૂળ છે ભજન કરતા ભજન શા માટે કરવું શંકરાચાર્યજીએ કહ્યું કારણ કે મૃત્યુ સમયે ભજન સિવાય હરિનામ સિવાય કોઈ તારું રક્ષણ કરશે હવે સમજવાનું છે સિન્સિયરલી રક્ષણ શું મોત આવશે ત્યારે ભગવાનનું ભજન સિવાય હરિભજન સિવાય તારું કોઈ રક્ષણ નહીં કરે ત્યાં રક્ષણ શું મૃત્યુ સમય મોત સમય એટલે જે હરિભજન કરતો હોય એને મોત ના આવે હરિભજન કરતો હોય એ મરે નહીં તો રક્ષણ શું મૃત્યુ સમયે શું રક્ષણ કે જે હરિભજન કરતો હોય એને અકસ્માત ન થાય અને થાય તો એ બાલ બાલ બચી જાય એને કાંઈ ન થાય મોટર ભાંગી જાય પણ એવો ને એવો નીકળે આ સ્વાઇન ફ્લુ ને એવા બધા રોગચાળા ફાટી નીકળે પણ એને કશું થાય જ નહીં થાય તો મરે નહીં ગમે તેમ કરે તો મરે જ નહીં એ એવું રક્ષો એ તો ભાઈ આસ્તિક હોય કે નાસ્તિક હોય ભજન કર્યું હોય તોય ભલે ને હરિભજન ન કર્યું હોય તોય ભલે એને રોગચાળામાં ઝપટમાં આવે અને ઉકલી જાય અકસ્માતમાં એ પણ ચાલ્યા જાય મૃત્યુ આવે ત્યારે એ ચાલ્યા જાય મૃત્યુ સમયે રક્ષણ શું એ સમજી રાખવું હા એનો અર્થ એવો નથી જેને હરિભજન કર્યું હોય એને આવા કોઈ વિપરીત પ્રસંગો આવી જાય ત્યારે ભજન કરનારને ભગવાન રક્ષા નથી કરતા એની ભાવના ઉપર અને એને જેવા હિત ઉપર હરિભજન કરનારાને ભગવાન રક્ષા કરે છે આશ્રય જેને છે ને અરે એક છોકરો દત્તક લીધા પછી એનો બાલ્ય પિતા બાપ ગણાય તો એ પણ એ છોકરાનો રાજદી છત્ર બને ગુણાતીતાનંદ સ્વામી કીધું છે ને ભગવાન તો આપણી રક્ષામાં જ બેઠા છે જેમ આંખની રક્ષા પાપણ કરે છે હાથ જેમ આપણી ડોકની રક્ષા કરે છે અને માવતર જેમ છોકરાની રક્ષા કરે છે એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે કરે છે ને બેઠા છે રક્ષા તો થાય જ છે એટલે એવું નથી કે હરિભજન કરે તો બધા પછી એને કઈ વિપરીત પ્રસંગો હોય ત્યારે રક્ષા નથી થતી થાય જ રાજકોટમાં ભંડારની પાછળ કુવો આ જૂનો ભંડાર હતો એ અત્યારે તો નવું બાંધકામ થઈ ગયું પણ એ કૂવો સિત્તેર ફૂટ ઊંડો વખુંભર અને કાચી ભેખડ્યો કાઠિયાવાડની એટલે મોટી મોટી ધારદાર શિલાઓ ચારે બાજુ ધાર નીકળેલી હોય એવી એની બધી સાઈડ જે માથું ભટકાય તો માણસ બચે જ નહીં અને ચોમાસે પાણી સારું હોય પણ પછી ધીમે ધીમે પાણી ઊંડું જાય એટલે એમાં ત્રણ એવા સ્ટેપ ઉપર નીચે એનાથી નીચે એવા ગડરના આડા નાખીને એના ઉપર પાણીની મોટરો ગોઠવવાની હોય જેમ જેમ ચો ઉનાળો આવતો જાય મોટર નીચે નીચે પેલા ગડર ઉપર મુકાતી જાય જેઠ મહિનો આવી ગયેલો વરસાદ હજી આવ્યો નહીં એટલે છેલ્લા ગડર ઉપર મોટર મૂકીને પાણી જે કાંઈ થોડું ઘણું ત્રણ ચાર ફૂટ કે બે ફૂટ જેટલું રહો એ ખેંચવાનું હોય એટલે આપણે નીલકંઠ સ્વામી તો એમણે વિચાર કર્યો કે આ વરસાદ ખેંચાય છે તો જરા મોટરને હવે વરસાદ આવી જાય તો એવું થાય તો આપણે ઊંચી જ લઈ લઈએ અને જોવું પોઝિશન શું છે એક ભગતને લઈ અને કુવાના કાંઠે આવ્યા કુવાના કાંઠે દોરડું બાંધ્યું ત્યારે ભગતને કીધું તમે ઉભા રહ્યો હું નીચે જાઉં છું સિત્તેર ફૂટ ઊંડો કૂવો કુંભર વચ્ચે લોખંડના ગડર અને ધારદાર ચારે બાજુ દિવાલ દોરડું લઈને નીચે ઉતર્યા નીચે ગયા તો હવે ત્યાં કોઈ નાની બાજુમાં ભંડાર એટલે કોઈ લોખંડની સગડી પડી ગઈ હોય કોઈ તાવીથા પડી ગયા હોય કોઈ ચીપિયા પડી ગયા હોય કોઈ લોખંડની ચોકીઓ પણ પતરાની પડી ગઈ હોય એ સડીને કાટમાળ નીચે પીડ્યો હોય કોઈ સળિયા કોઈ લોખંડ આવું તાવીથા એવું પણ પીડ્યું હોય પથરાઓ હોય મોટા કોલસા હોય બધું પીડ્યું હોય અંદર કાટમાળ બધો ભયંકર કે જો પગ મૂકો તો તમને ફાડી નાખે એક તો પાણીમાં કટાઈને ધારદાર પેલા થઈ ગયા હોય આ બધું જોયું અમને થયું કે પાણી તો ઓછું છે પણ આ બધો ગાળે ઘણા વર્ષોનો પીડ્યો છે તો આ બધો કાઢવો જરૂરી છે જેથી કરીને કૂવો સારો થાય એવો વિચાર કરીએ નક્કી કરીને સારું પછી વિચારશું દોરડે પાછા ચડવા માંડે સાવ બનેલી વાત આડા ત્રણ ત્રણ ગડરિયા દિવાલો આવી નીચે આવો કાટમાળ પતરાનો લોખંડનો સડેલો અને સિત્તેર ફૂટ ઊંડો એની ઉપર ચડતા ચડતા છેક કાંઠે આવી ગયા એટલે આ દોરડું બાંધ્યું હોય તો સામે ભગત ઉભા હતા એમને હાથ પકડીને ખેંચીને નીકળવાનું હતું ભગતને હાથ જ્યાં પકડ્યો ત્યાં ભગત ધ્રુજવા મળ્યા કારણ કે નીચે જોવે ને તો ચક્કર આવે એવો વખુંબર કુવો તમે તો જોયો નથી અમે તો જોયો હોય એટલે આમ ભગત મીંડા ચક્કર આવે પરસ્યો વળી ગયો એટલે આ સ્વામીએ કહેલા ભગત તમે મારો હાથ હરકો પકડજો પાછા હજી બોલે ન બોલે ત્યાં ભગત ને વિશ્વાસ એમણે એનો હાથ પકડ્યો દોરડું મૂકી દીધું અને ભગત એટલા ધ્રુજ્યા કે પરસેવો વળસેવો થઈ ગયા એમાંથી હાથ લપસી ગયો અને ગયા ધડામ કુવા ઉપલે કાંઠે કાંઠેથી પણ જેવા વછૂટ્યા એવી જ અંતરમાંથી ચીસ નીકળી ગઈ હે સ્વામિનારાયણ આ નામ છે હે સ્વામિનારાયણ પણ એ તો ગયા કુવાને તમે ભગતને રાડ ફાટી ગઈ બધા રસોઈયા બ્રાહ્મણો તરફ દોડીને આવ્યા બધા સંતો દોડીને આવ્યા ખબર પડી કે સ્વામી કુવામાં પડી ગયા છે હાહાકાર થઈ જાય ભાઈ દોડીને અને પેલા ત્યાં જઈને પડીને બેભાન થઈ ગયા રેજ નહીં એ તો વાત સાવ ચોખ્ખી વાત છે એટલે તાત્કાલિક સંતો આવ્યા પછી એક નાનો પલંગ હતો એ ઉતારીને સેવકો અંદર બે ગયા તેને જઈને ખેંચી તેડીને એને ખાટલી ઉપર નાખીને ખેંચીને બહાર લાવ્યા સાધુ અસરમાં ઢોલિયા સાથે લઈ આવ્યા જ્યાં સાધુ અસરમાં ઢોલિયો મૂક્યો ત્યાં તો એ દરમિયાન પડી ગયા ચીસ પડી એટલે એક બે સંતો દોડીને જોગી સ્વામી પાછળ બદામ હતી ત્યાં બેસતા એટલે ત્યાં જઈને કીધું સ્વામી આવું થયું છે અને કુવામાં પેલા સાધુ પડી ગયા છે મહારાજને પ્રાર્થના કરો સ્વામી આંખ્યું મીચીને કે હે મહારાજ સાધુની રક્ષા કરજો એમ કરીને સ્વામી માળા લાગી ગયા અહીંયા લઈ આવ્યા જેવા સાધુ આશ્રમમાં ત્યાં તો આંખ ખોલીને બેઠા થયા જોગી સ્વામી હાથ ફેર્યો કેમ છે મને કઈ નથી સ્વામિનારાયણ ભગવાને નવું જીવન આપ્યું છે એમણે રક્ષા કરી છે તો એ દવાખાને લઈ ગયા ડોક્ટરે તપાસ આ તે બધું તપાસ કે ના કશું જ થયું નથી પેલા સાધુને પૂછ્યું કેમ થયું કે મેં પુકાર કર્યો હે સ્વામિનારાયણ એકવાર નામ નીકળી ગયું ત્યાર પછી મને એમ લાગ્યું મને કોઈ તેડી લીધો છે આવો મને અનુભવ થયો બીજો મને અનુભવ નથી ભગવાનનું ભજન નથી ભજન કરવા વાળાને રક્ષા કરતું એવું નથી જરૂર રક્ષા કર પણ છતાંય દેહ મર્ત્ય ધર્મ વાળો છે એટલે મોત આવે ખરું જ મરવું જ પડે અહીંયા ઈચ્છિત મૃત્યુ વાળા ભીષ્મ દાદા જેવાય પણ વયા ગયા છે તો પછી આપણે તો કઈ વાળી ના મૂળા અને ભયું જ જવું જોઈએ બીજાના માટે ભલાઈથી એટલે ભજન કરતો હોય એને મૃત્યુ સમયે રક્ષા શું ન મરે એવું નહીં કોઈ અકસ્માત ન થાય રોગચાળો ન આવે કોઈ શરીરમાં પેલું ન થાય વ્યવહારમાં પેલું ન થાય એવી કોઈ રક્ષા નથી રક્ષા કરે છે પણ છતાં એ રક્ષાની વાત નથી બહુ સમજવાની વાત છે સીધું ઇન્ડિકેટ કરે છે ને કે મૃત્યુ સમયે ભજન સિવાય તારે કોઈ રક્ષા નહીં કરે એ મૃત્યુ સમયે રક્ષા શું મરી જ જવાનું છે પછી શું રક્ષા હોય ધ્યાનથી સાંભળવા જેવી વાત છે આમાં જ છે બધું જે છે જો કે એમાં બે પાર્ટ છે આજે એક પાર્ટ આપણે કદાચ કેવાશે બીજો પાર્ટ પછીથી કેવાશે મરનાર જે હોય છે ને મૃત્યુ સમયે મરનારને પાંચ પ્રકારની પીડા સતાવે છે આના ઉપર કઈ વિજ્ઞાન રિસર્ચ નથી કરવાનું એ તો એને પેન રિલીવ થાય એવું કઈ રિસર્ચ કરશે એ શરીર નહીં પણ શું થાય છે એનું બીજું રિસર્ચ ક્યાં કોઈ કરે છે પણ તમે આ હું કહું એ તમે જોવો આ રિસર્ચ પેપર છે આ ધર્મ જગતના સંતોનું રિસર્ચ છે અને નજર સામે છે તમને શંકા હોય તો કેજો પાંચ પ્રકારની પીડા માણસ જ્યારે મરણાસન હોય ત્યારે એને ઘેરી વળે છે રક્ષા ભજન સિવાય ત્યાં કાંઈ બીજું કામ નહીં આવે એકસો એક નહીં એકસો એક લાખ ને એક ટકાની વાત પાંચ પ્રકારની પીડા પહેલી પીડા શરીર વેદનાત્મક પીડા શરીર વેદનાત્મક વેદના એટલે પીડા શરીરની પીડા સતાવે તમે મરણ પથારી કોઈ પીડ્યો હોય ને તમે જોઈ આવો કોઈને ઘરે હોય મરણાસન કોઈ અથવા તો હોસ્પિટલમાં આટો મારી આવો એની પીડાનું વર્ણન ના થાય સુવાય નહીં બેઠું બેઠું થવાય નહીં પડખું ફરાય નહીં હલાય નહીં ચલાય નહીં અને રૂવાડે રૂવાડે વેદના હોય આ એક રૂવાડા છે એને એક એક રૂવાડે બબે રોગ છે શરીરમાં આટલા રોગ છે રૂવાડા સાડા ત્રણ કરોડ છે એટલે શાસ્ત્ર આપણા કહે છે કે સાત કરોડ રોગ છે એ બધા એક એક મિનિટ મુલાકાત લેવા આવે તો શું થાય એટલા ઘણા પ્રકારના નિષ્કુળાનંદ સામે રોગ ગણાવાય છે તો આ તો ભાઈ દબાઈને રહ્યા છે પણ મૃત્યુ સમયે વાત પિત્ત અને કપ ત્રણેયના જે રોગ હોય ને એ બધા ઉથલા મારે છે અને એ વખતે પેલો બોલી પણ શકતો નથી કફ ભરાઈ જાય છે શ્વાસ લેવાય નહીં બોલવું હોય તો બોલાય નહીં તમે જોયું ઘણાને કફ કાઢવા પડે છે બોલવા જેટલી પણ શક્તિ નહીં ખાંસી ખાવા જેવી શક્તિ નહીં જાડા પેશાબ ઉપર કંટ્રોલ નહીં ગમે ત્યાં આડો ત્યાંથી વેદનાના ચિત્કાર આવે અને એક જણા હતું ને તો પૂછેલું જોવા લઈ જાય ને ક્યારેક તબિયત એને કીધું કેમ છે સામે હોસ્પિટલમાં આપણે કોઈને જોવા ગયા પછી કોઈ કીધું ને બાજુમાં યા જોયા છે સંતોને બોલાવે છે સામે કોલસાના ભઠ્ઠા ઉપર સુવડાયો એવું છે કોલસા સળગતા બસ હવે મોત આવે તો જ છૂટા ઓડકાર પણ ન ખાઈ શકાય વાયુ નીચેથી પણ વહન ન થાય પેટમાં એવો વમળ ચડે કે જેને કોઈ વેદના વ્યક્ત જ કરી ના શકે શરીર હલતું જ નથી બોલો હવે એને ઘણું છે કે મારે જરા બહાર જવું છે ક્યાં જાય એક જગ્યાએ પૂરા પડી રહેવા બહાર નીકળાતું નથી ત્યાં બેઠું રહેવાતું નથી શ્વાસ લેવાતો નથી પાણી પીવાતું નથી ભયંકર વેદનાઓ કેવી આ શાસ્ત્રોમાં સંતોએ આપણા ભજન કીર્તનમાં પણ સંતોએ લખ્યું છે રોમ કોટી વીછી તણી તનમાં થાય વેદના કફ જાળે કંઠ રૂંધાય છે અંતકાળ ખમ ખમ ખાંસી કરે અને હૈયામાં આવે એડકી પડખામાં શૂળ મારે બાણને અંતકાળ બહુ પીડા હોય છે એક દર્દી પડેલા એ તો બોલવાની કે આંખ ઉગાડવાની તાકાત નહીં એવા પગ પછાડે એવા પગ પછાડે વેદનાનો કોઈ પાર નહીં પણ હવે તો બોલી શકતા નથી એ બે ત્રણ કલાક પછી ખબર પડી ડોક્ટરને કે આનો પેશાબ બંધ થઈ ગયો છે હવે તો શું હશે વિચાર કરો પેશાબ પેશાબની બંધ થઈ ગયા પછી ડોક્ટરને ખ્યાલ આવ્યો બધું ખાલી કર્યું ત્યારે પેલા ને કાંઈક થયું શાંત કરવતથી કાપતા હોય એવી વેદના હોય છે મરવું હોય પણ મરાતું નથી શરીરની જે પીડા છે ડોક્ટરો કઈ દવા કરે ને ભાઈ એ દવા તમને એમ લાગે કે ડોક્ટરો બેઠા છે ડોક્ટરો કરી કરીને કરે શું ઉલટાનું એ સમયે રિએક્શન આવે કફની દવા કરવા જાય તો ગરમી વધી જાય ગરમીની કરવા જાય કફ વધી જાય બે ની કરવા જાય તો વાયુ વધી જાય અતિ પીડા હોય છે અતિ પીડા એક વીંછી કરડ્યો હોય કોઈને કરડ્યો હોય તો એને અનુભવ હશે એ વીંછીની કેવી વેદના હોય એક વીંછી કરડ્યો એક એ કરડ્યો હોય એ બધા એમ કે છે કે મામા એવું બધું થતું હોય છે ને કઈ વાત મૂકી નથી મામા થઈ જતું અંદર વીછી ફરતો એવું કે વેદના થતી હોય છે તો રૂવાડે રૂવાડે રોમ કોટી વીછી તણી વેદના એક એક રૂવાડે વીછી કરડ્યો હોય અને જેવી વેદના થાય આ શરીરની વેદના છે પણ હવે ભગવાનની લીલા તમે જુઓ સજા જે કયો પીડા છે બોલવાનું બંધ કરી દીધું એક જણાને જોયું હતું ને બધે પ્લાસ્ટર કાંઈ એવું એક્સિડન્ટ થઈ ગયું ને ખાલી બે આંખો જ ખુલી ને આ કાન એટલા ખુલ્લા બાકી બધે પ્લાસ્ટર બધે પ્લાસ્ટર હલવાનો ને ચલવાનો ને મોઢામાં નાખી દેવાનો ટગર ટગર જોયા રાખો ભગવાનની મૂર્તિમાં કોઈ દી ધ્યાન કરીને આમ ન બેઠો પણ આમ જ જોઈએ હવે એને ખંજવાળ આવે કોઈ જગ્યાએ ખુલ્લા ભાગો હોય ત્યાં મચ્છર કરે આ કડે કઈ બોલાતું જ નથી પણ હવે એક દર્દી હતા ને જો એને એમને સુતા જ રહ્યા સુતા જ ડોક્ટરો ત્યાં આપણે મૂક્યા હોય તોય શું એને ક્યાં એમનો પોતાનો દીકરો છે નીચે પાછળ આવડું ગારું થઈ ગયું બોલો કોને ફેર એ વેદના એ કોઈ નથી બોલી શકતો નથી કહી શકતો હા એટલે આપણા સંતો કે છે અત્યારે લોટક્યો લોહી છે ને એટલે બહુ ધમ ન કરવા હજી બધું બાકી છે અમ વીતી તુજ વીત છે ધીરી બાકી શરીરની વેદના એ મૃત્યુ સમયે આ શરીરની વેદનાઓ ફૂટી નીકળે છે એક પીડા પણ એ અત્યારે અહેસાસ ના આવે આમાં એ ખબર જ ના પડે ખબર જ ના પડે કલ્પનામાં ન આવે એટલે અમે બેઠા હતા ને મેં આવી બધા વાતો કરી મેં વૃદ્ધાવસ્થામાં આવતું મને કે આવું બધું ચિંતન કરીએ જીવાય જ નહીં લહેર કરવાની હોય થાય ત્યારે જોખા જાય વોટ મે બી જે થવાનું હોય થાય છે એનો અર્થ એવો નથી કે એનો ભાર લઈને ફરવાનું પણ વિચાર માણસ કરે એવો જરૂરી છે શરીરની વેદના સતત બીજી પીડા સ્વજન મોહાત્મક પીડા પોતાના જે પરિવાર સભ્યો પત્ની પુત્ર પૌત્ર આ બધા કુટુંબીઓ એનો મોહ એમાં હેત એમાં આસક્તિ એ પીડા આપે છે હવે એને જવાનું છે ત્યારે પેલું આવે છે બસ આંખો બંધ થઈ પછી જે દીકરાના દીકરા વાલા છે એને ક્યારેય મળવાનું નથી આપણને વિચાર ના આવે આ જ્ઞાન જ ન થાય અત્યારે પણ પેલાને એમ થાય કે બસ હમણાં જો ઓલવાઈ ગયો દીવો બસ પછી કોઈ દિવસ મુલાકાત નહીં આને મારે કોઈ દિવસ વાત કરવાની નહીં આને કોઈ મળવાનું ને આનું શું થશે એ જોવાય નહીં આવવાનું અરે રે એને કેટલો વાલો હોય એનું શું થાય આખો પડદો પડી જાય અને જેની યારે બંધાઈ રહ્યા હોય એને છોડવું કઈ સહેલું પડે અત્યારે જ આમાં કોઈને એમ કે ગાલો તમે કથા સાંભળો છો ઠાકોરજી જ આવે લેવા તો કે ના બાપા એમ નહીં તમે વિમાન લઈને આવ્યા હોય તો વિમાનમાં બેસી જાય પણ ઘરે ઉતારતા જાઓ છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું કે સ્વર્ગમાં કોને આવવું છે કોણ ના પાડે બધા આંગળી ઊંચી કરી જેને સ્વર્ગમાં આવવું હોય એ બધા આંગળી ઊંચી કરી બધા એક છોકરાએ ન કરી એટલે સાહેબ એને કીધું તારે નથી આવવું તો કે મારી મમ્મીએ કીધું છે સ્કૂલેથી સીધો ઘરે આવજે તમે અહીંથી ઉપાડતા હો મારે નથી આવું આપણે બધા સારા હરિભગત છે પણ આમાં કોણ જવા તૈયાર થાય એ મહારાજ એમ તો મેળ પડે ઉઘરાણી કેટલી બાકી ના નીકળાયો ભાઈ હા ભલે થાય એમ આપણે પ્રાર્થના કરી તમારા ચરણ સિવાય બીજે ક્યાંય સુખ નથી રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે જૂઠું જાણો નાના ના તમે સાચું નાણું થોડું પણ બીજું સાચું છે જેને હવે પડદો પડવાનો છે એટલે મરણાસન ને વેદના હોય ભાઈ હવે એક માણસ દસ વર્ષ માટે વિદેશ જતો હોય અને ત્યાંથી આવ્યો હોય પછી પાછો જતો હોય તો એરપોર્ટ ઉપર વિદાયમાં જુઓ તું ક્યારે આવી એમાં નવા પરણેલા હોય એ વિદાય થતી હોય હિબકે ચડી જતા હોય સ્વજન ને છોડીને જવાનું દુઃખ મારા મહિના છે એમાં હેત છે અતિ આસક્તિ છે હવે જવાનું થાય એટલું જ નહીં હવે એમ થાય અરે હું જાય પછી આ ડોસી ડોસીને સાચવશે આ નાના છોકરાને હેરાન કરે છે તેનું બધું જૂટવી નહીં લે આ બે મકાનના હરકા ભાગ હજી નથી પડ્યા આને રહેવા દેશે કે નહીં આને કોણ સાચો છે આને કોણ સાચો છે દીકરી પાછી આવી છે એનું શું થશે હજી દીકરીના વ્યવસાય લગ્ન નથી થયા એનું શું થશે કેટલી ચિંતા ઘેરી વળે માણસ આ બહુ રિયલ વાત થાય છો અત્યારે જે થાય છે શું કરીશ એક જણો મરણાસન હતો એનો મોટો ભાઈ કોઈ રીતે જીવ જાય નહીં આમ શરીર જોતા એમ લાગે કે આમાં કોઈ ટકે નહીં પણ છતાં શરીર પડે જ નહીં હજી એક કોઈ સાધુ મહાત્મા ઓળખતા છે તેમને જઈને વાત કરી બાપજી આનું શરીર કાં ન પડે અને બધી એમને વાત જાણી અને પછી એમણે કીધું કે વાત બરાબર છે નથી પડતું એમાં કારણ છે અને જો તમે હું કહું એમ કરવા માંગો ઈચ્છો અને એમ કરો તો હમણાં શરીર પડી જાય તો હું તૈયાર છું મારો ભાઈ છે મોટો છે બીજું કઈ નથી એને એના બે નાના દીકરા છે ને એમાં એને બંધન છે એનું શું પછી હું આવું તમે મારી સામે જ પ્રતિજ્ઞા લ્યો કે તમારા બે બાળકોને હું મારા જાણીને જ એને સાચવીશ ભણાવીશ પરણાવીશ ધંધે લગાવીશ અને મારા છોકરા કરતા સવાયા સાચવીશ એવી પ્રતિજ્ઞા મારી હાજરીમાં જળ લઈને કરો એ જ સમય દેહ મૂકી દેશ બાપજી હું તૈયાર છું મારે એવું કઈ નથી મને કોઈ ભેદ નથી તો આવો આવ્યા બનેલું સાવ બનેલી વાત આવ્યા ને બેઠા ને એમણે વાત કરી થોડું ઘણું સાંભળતા હતા એટલે પેલા કીધું કે જો ભાઈ તમે દીકરાઓની જરાય ચિંતા કરતા આ સ્વામીજીની હાજરીમાં લ્યો જળ લઈને પ્રતિજ્ઞા કરું છું તમારા બે દીકરાઓ એનો બાપ બનીને હું એની બધી જ વસ્તુ પૂરી કરીશ ભણાવાથી વરાવા પરણાવા સાચવા બધું હાથમાં જળ લઈ લો સ્વામીજીની સાક્ષીમાં હું પ્રતિજ્ઞા કરું છું તમે જરાય ચિંતા ન કરો અને તમે તમારી ગતિ કરો જેવી પ્રતિક્રિયા લઈને જળ મૂક્યું એ જ સમય વૈયા ગયા અને મેં તો છાપામાં વાંચ્યું હતા ભુજમાં જે ભૂકંપ આવ્યો ને એમાં એક દંપતિ ફસાઈ ગયેલા અને બે સાવ મરણ તો મરી જ ગયા હતા એમ પણ એની એક દોઢ વર્ષની દીકરી હતી ને એ બે ના એક એક હાથે આમ પકડી રાખી બોલો કેટલા કલાકો નીકળી ગયા એમાં ફરતા ફરતા તપાસ કરતા અખબારમાં આવેલું એ લોકો આવ્યા ને એમણે જોયું તો દીકરી તો રડતી હતી એમને આમણે તેડી લીધી અને ઓલા જેવી એના હાથમાંથી લીધી એને થઈ ગયું કોઈ સલામતમાં મારી દીકરીને લઈ લીધી છે એ જ સમયે બે શરીર મૂકી દીધા સ્વજન મોહાત્મક દુઃખ બહુ પીડા મારા ગયા પછી આનું શું વિચારો સાચી વાત છે આ શું આનું કોણ એ બીજી પીડા થાય મોહાત્મકમાં આ મકાનો બધા બનાવ્યા હોય આમાં સોનાના કવર વાળા બાથરૂમમાં નળ નાખ્યા હોય બીજી સાહેબીની શું વાત હોય કોઈને આમ ઘસવા ન દે માટી કે કોઈ પાવડર કાંઈ એવા ગ્લેપ ચડાવીને ચકચકીત કર્યા હોય એવું બધું વસાવે કરોડોની મિલકત કરોડોની બેંકમાં કરોડોનું આ જે ખેતીવાડીને બધા બાપાએ શેઢામાં આટા મારી મારીને બાવળિયાને પાણા વીણી વીણીને આમ મોરમ જેવી જમીન કરી હોય અને એ બાબાને છોડીને જવાનું થાય મન માને હે ક્યાંયથી ઘોડાની લાજ મળી ગઈ હોય તો જઈને ખેતરમાં આમ પોતાના ખમીસના વેલામાં લઈને નાખ્યા આવ્યા હોય એ ખેડવું હોય એને સમજાય અને ક્યાંય કાંકરો દેખાય તો લઈને ઠેઠ શેઠે નાખી આવે આમ જમીનની રખેવાળી કરી હોય કૂતરું અંદર નીકળ્યું હોય તો લાકડી લઈને અડધો કાવ વાહ દોડીને બહાર કાઢી આવે મારું ખેતર માનીને રહ્યા હોય મારું મારું ઘર માનીને પચાસ વર્ષ સુધી જેમાં રહ્યા હોય મહાલો ચણાવ્યા પછી એમાં રહ્યા હોય અને એક એક પૈસો આમ બબે વાર આંગળી થૂક ઉપર જીભ અડાડી રેડીને ગણી ગણીને બેંકમાં મૂક્યો હોય હે કોઈ ધર્માદામાં દસ રૂપિયા આપ્યા હોય તો ત્રણ વાર ઊંધી જતી નોટ કરીને જુએ ને પછી આપી હોય એ બધું મૂકીને જવાનું છે હવે આ છોડી દેવાનું સમરસેટ મો વિદેશનો બહુ મોટો અંગ્રેજ લેખક સાવ ગરીબ પરિસ્થિતિ અને લેખન સાહિત્ય કરતા કરતા ખૂબ કમાયો ખૂબ સરસ મજાના બંગલાના હાથે બધું થયું વૃદ્ધાવસ્થામાં લાકડી લઈને એના બગીચામાં અને બંગલામાં આંટા મારતા અને પોતે ખુલ્લા દિલનો સાહિત્યકાર લખી નાખ્યું એ લખેલું મેં વાંચ્યું સમરસેટ મોમ છેલ્લે છેલ્લે લખે છે મને એક જ ચિંતા છે બસ આ બધું મૂકીને વ્યુ જવાનું બોલો મને જરાય રૂચતું નથી પણ શું થાય મોત આવશે ત્યારે મને લઈ જશે ને આ બધું લોહી પાણી એક કરી કરીને વસાવ્યું બસ મોહ જીવ છૂટે નહીં અને એ પીડા એની કોઈ ઈલાજ છે એની ટેબ્લેટ આવે છે કોઈ એની કોઈ વેક્સિન રસી આવે છે કે ગોળી આપી દે બાપાને બધું મોહ છૂટી જાય કઈ નથી આવતું બીજું કે એ હોસ્પિટલમાં લગભગ આપણે તો બધા અત્યારે જીવન એટલે શું hospital to hospital via home જન્મ હોસ્પિટલ ખાલી વાયા જ ઘરમાં થાય છે જન્મે હોસ્પિટલમાં ઘરે થોડો વખત રહે મરવાન થાય છે પાછો હોસ્પિટલમાં હોસ્પિટલમાં આઈસીયુમાં નાખ્યો હોય એ કોઈ હોય રહી ગયા હોય પાછા બેઠા થયા હોય એને પૂછજો કેમ લાગે જમપુરી જોઈ લ્યો કેમ શું થાય અરે આપણું પોતાનું કોઈ દેખાય નહીં અને ડોક્ટર વિચિત્ર ચિત્ર વિચિત્ર બાંધીને આટા મારતા હોય આમ આમ આમ જોતા હોય ગમે એટલો ભાવ દેખાડે પણ ભાઈ આપણું આપણું કોઈ દેખાય નહીં જરાક કોઈ હયું ઠરે આપણું વાત કરે કહી નહીં બસ એકદમ પડી રહેવાનું હવે એને મરવાનો થયો ત્યારે એને કોઈને મળવું છે દૂર દૂર દેશાવરમાં દીકરો છે દીકરી છે દીકરાનો દીકરો છે દીકરાની દીકરી છે એને મળવું છે વાત કરવી છે કઈ કેવું છે કોઈ મળતું નથી કોઈ આવતું નથી આવે તો મળાતું નથી અને મળે તો બોલાતું નથી બોલાય દેખાતું નથી અને બોલાય ને દેખાય બે તો જેને મળવું છે એ નજીક નથી આવતું એ કે અમારે કઈ કામ નથી મરે ત્યારે ખબર આપજો આ મોહાત્મક જે પીડા છે અતિ પીડા છે ત્રીજી પીડા પાપ સ્મરણાત્મક પીડા જે જે કર્યા છે ને એ અંતકાળે આવે છે કોઈ બકાત નહીં કોઈ નહીં આ બધું બહુ ધ્યાન રાખવા જેવું છે જે આ તમે ફિલ્મ જોવા જતા જશો ન જોતા હો તો માનો કે એની ટેકનિક તમને ખબર હશે આગળ થોડી એડવર્ટાઇઝ આવે દસ પંદર મિનિટ એવું કહે છે લોકો આવે ને આગળ એડવર્ટાઈઝ આવે ને થોડી હા જો એટલે જે અનુભવ હોય ને ખબર હોય આગળ એડવર્ટાઇઝ આવે દસ પંદર મિનિટ એવું કંઈક એડવર્ટાઇઝ જેવું આવે પછી રિયલ આખી સ્ટોરી શરૂ થાય ને એડવર્ટાઇઝ જ્યાં સુધી થિયેટરમાં ચાલુ હોય ત્યાં સુધી મેં હસો બોલો વાત કરો હલો ચાલો જાઓ આવો ઠંડુ ગરમ લાવો જે તે કરો છોકરા રમાડો આટો કોઈ તમને કાંઈ બોલે નહીં પણ એડવર્ટાઇઝ પૂરી થઈ જાય અને પછી તમે હલો ચલો બોલો તો લોકો તરત કે બેસી જાઓ એલો જે ચોકીદાર હોય એ જ આવીને કે બેસી જાઓ જ્યાં બેસે જગ્યા મળે જગન મળે પછી વાત કરો તો બીજા કે ચેક થાય એક જણાનો થિયેટરમાં ઉધરસ ભાઈ થઈ ગઈ એટલે ઠો ઠ ઠો ડાયલોગ બરાબર સમજવાની થાય ત્યાં ઠો કરીને કરે જે બરાબર આમ ટપોરો પડે એવો શબ્દ આવે ત્યાં ઠો કરીને કરે બાજુ વાળો હતો ને એમણે કીધું આ ગોળી મોઢામાં રાખો ને સાહેબ તમે ગોળી એકદમ અક્ષીર છે મોઢામાં મૂકી દીધી ઉધરસ બંધ ઓલો ખુશ થઈ ગયો બહાર નીકળી નીટેનો ઓલાને ભાઈ કે આ ગોળીનું મને જરા નામ લખી દેજો ને બહુ અક્ષીર દવા છે કાંઈ નથી મારા શર્ટનું બટન છે બોલાય નહીં પછી સ્ટોરી શરૂ થઈ જાય ફિલ્મ રિયલ સ્ટોરી શરૂ થાય પછી બોલાય જોવાનું જોવાય બસ જિંદગી છે ને એઝ ઇટ ઇઝ એવી જ છે આ બાળપણ જોવાની છે ને એડવર્ટાઇઝ છે રમતા રમતા પૂરી થઈ જાય અને પછી જયારે પથારીએ પડે ને ત્યારે કરેલા જે બધા ફિલ્મની રિયલ સ્ટોરી છે ને એ જોવાની જોઈએ એટલે ઘણા નથી કહેતા બાપા કઈ બોલતા નથી ટગર ટગર જોઈએ રાખે છે એ ટગર ટગર ઓલી ફિલ્મ જોવે છે કઈ ફિલ્મમાં જે કાળા ધોળા કર્યા છે ન કરવાના કર્યા છે ન ખાવા જેવું ખાધું છે ન પીવા જેવું પીધું છે હિંસાઓ કરી છે પાપ કર્યા છે સ્ત્રીઓને માટે માણસ એક રાગ પોષવા માટે કેટલા પરિવારમાં ન ગણે સંબંધીની ના ગણે પરિવાર કુટુંબ કાંઈ ગણે નહીં એ બધા જ આવે રિયલ સામે મૂર્તિમાન પાપ આવે અને કોઈ જોજો તમે આ પાણીમાં ડૂબવાનું કોઈને કદાચ ચાન્સ મળ્યો હોય ને એમાંથી મરતા મરતા ડૂબવામાંથી બેચ્યો હોય ને એને તમે પૂછી લેજો આમાંથી જો કોઈને અનુભવ હોય ને શાસ્ત્ર આપણું કેટલું રિયલ છે પણ એનું રિસર્ચ નથી થતું સાહેબ પાણીમાં ડૂબતા ડૂબતા જે કોઈ મરતા બચી ગયો હોય ને એને તમે પૂછી જોજો એ મરવાની છેલ્લી ક્ષણ હોય ને ત્યારે એક ક્ષણની અંદર આખા જીવનના એને પચાસ સાઠ વર્ષનો હોય ને એની સ્ટોરી એક સાથે થ્રી ડાયમેન્શન નહીં કેટલાય ડાયમેન્શનમાં એક સાથે ફટાફટ આવી જાય બધા જ આવી જાય આમાં એક સાથે ચિત્રો આવી જાય આ હા હા હા હા મેં આ કર્યું છે પાપ ડરાવે સામે આવી જાય આખો આલ્બમ સામે આવી જાય આ ભગવાનની એક રચના જ છે મૃત્યુ સમય બતાવે જ છે પ્રૂફ કરાવે છે લો આ જોવો આમાં કઈ ખોટું છે આ જેમ તમારું એકદમ સામે આવે આ સાસુ સસરા ને બધા બધા દહેજમાં ને એમાં જે દીકરીઓને સળગાવી નાખતા હશે શું થતું છે ચિત્કાર પાડીને જે પેલી મરતી હશે સગો દીકરો થઈને બાપને ખાવા નહીં દેતો હોય અને વૃદ્ધાવસ્થામાં માથામાં લાકડીઓ મારી મારીને બિચારાને દુઃખી કરતો હશે એ અંતકાળે શું કરે સામે મૂર્તિમાન પીડાઓ આવે પીડા આ પૈસાને માટે એકબીજાનું ડૂબાવી દીધું હોય એક બીજો પાર્ટનર બીજાનું સાવ નીચોવી સાંભળ્યું હતું એવું ઘણું સંભળાતું હોય બિચારાને પાર્ટનરે એવો ડુબાવી દીધો ને તો ને તો ક્યાંય ઘરનો નહીં ઘાટનો નહીં આખો પરિવાર આત્મહત્યા કરીને મરી ગયો એ ક્યાં જાય ખાવા રેવા જ ન દીધું આજે વ્યાજખોરોના અંતે બધું જે ઘણું થતું હશે લૂંટી લેતા હશે મારી નાખતા હશે હત્યા કરતા હશે આ બિચારી આપણે તો વાંચીએ જોઈએ તો અરેરાટી થઈ જાય કોકની બિચારી કેટલી વાલી દીકરી હોય એનું જેમ તેમ અપહરણ કરીને એની સાથે કુકરમાં આચરીને પછી એને મારી નાખે એને એને બા બાપુજી બહેન ભાઈ એને કોઈ યાદ જ નહીં આવતા હોય એ દીકરીનું શું થતું છે રાક્ષસોથી આ તો અપરગ્ય એવા છે કોઈ વિચાર જ નહીં અને આજે તમે આ જો આવા ઘણી એવી દીકરીઓ ગુમ થઈ જાય છે તો શું થાય છે એ બધી વેશ્યાઓમાં એને ભરતી કરી દે છે ને કોઈ દિવસ એ અંધારી કોઠીમાંથી નીકળી જ ના શકે એને શું થતું છે એનું ઘર સાંભળતો હશે એને ભાઈ સાંભળતો હશે ને બા બાપુજી પરિવાર બધું સાંભળતું હશે અને ખાનદાન કેવા સંસ્કારી કુટુંબની કેવી કોઈ છોકરી હોય હે અને ગમે તેવી હલકી હોય તો એનો પરિવાર તો યાદ આવે જ અને સૌ દીકરી હોય તો એને પોતાનો પરિવાર એનો પતિ પરમેશ્વર હોય એના બાળકો હોય એવી અપેક્ષા પરિવારની હોય કેવા જીવનમાં નાખે અને આ બધા કરેલા પાપ કેવા કેવા પાપ થાય પાપ તો ગણીએ ન શકીએ ને આપણે આ ધર્મનું ખંડન કર્યું હોય વ્રતનું ખંડન કર્યું હોય ઈશ્વરનું ખંડન કર્યું અવતારનું ખંડન કર્યું હોય ભજનનું ખંડન કર્યું હોય શાસ્ત્રનું ખંડન કર્યું હોય એ બધા સામે આવી આવીને ઉભા રહી એક માંસ ખાવાની રૂચિમાંથી કેવા કેવા હિંસાઓ કરતા હોય છે એક દીકરો જ જોઈએ છે બસ પછી જેટલી દીકરી આવે ને ગર્ભાશયમાં કાપી નાખે આ એ તમે જુઓ અમારા ક્યાં કસૂર એમ કરીને આખું જે પિક્ચર ઉતાર્યું છે ડોક્ટરોએ અને જયારે એના પર શસ્ત્ર અડાડે છે ત્યારે ગર્ભમાં રહેલી દીકરી જે તીણી ચીસ પાડે છે એ ભલા ડોક્ટરો નથી સાંભળી શકતા આ બધા પાપ ક્યાં જાય સામે આવે આમ આ પીડા જે વાત ચાલે છે ને કે મૃત્યુ સમયે શંકરાચાર્યજી શું કે છે કોઈ હરી સિવાય રક્ષા નહીં કરે પણ અત્યારે જોવાની હોય એટલે બધું એડવર્ટાઈઝ એક જણો મરી ગયો ને બહુ સરસ વાત જમપુરીમાં ગયો સારા કામ તો કર્યા નહોતા પણ યમદૂતનો જે લીડર હતા ને એના બે પાંચ જણા એ ખુશ બહુ થઈ ગયા આ આવ્યો એટલે એટલે કે કેમ તો કે એક વાતથી મેં ખુશ છે તમે પાપ બહુ કર્યા છે એટલે તમે અહીં પધાર્યા છો પણ એક વાત તમારામાં છે શું કે તમે પાપ કરવામાં આડું પાછું વળીને જોયું નથી પણ એક તમારામાં ગુણ છે શું બધાને તમે સ્વતંત્રતા બહુ આપી છે પાપ કરવામાં પણ કોઈને એમ નથી કીધું હું કહું એમ જ કરો બધાને બધા મોજ આવે એમ કરવા દીધું ઘરમાં પરિવારમાં મિત્રોમાં બધે કોઈને તમે આમ સ્વતંત્રતા જૂટવી નથી લીધી એમ કોઈનું સપરેશન તો તમે સહેજ પણ કર્યું નથી એના ફળ રૂપે તમને અહીંયા પણ સ્વતંત્રતા આપવામાં આવી છે એટલે તમારે આ છે ને અમારે નરકનો પાર નથી જાત જાતના કુંડ છે જાત જાતની બધી સવલતો છે આમાં પીડવાની પણ તમે ચોઈસ કરો પસંદ કરો એમાં અમે તમને નાખશું આનો તમને આટલો ફાયદો પેલો કે તો ચાલ હાલો એક પછી એક બતાવે હવે નરકમાં હારાવાટ હોય ભાઈ આપણે કતલખાનામાં કઈ લઈ જાય કે આપણને જનરલ વોર્ડમાં લઈ જાય કે કેન્સર વોર્ડમાં લઈ જાય ઓર્થોપેડિક વિભાગમાં લઈ જાય ઊંધા લટકાણ આમ કરીને જે લટકાવ્યા હોય છે બધા બબે ત્રણ ત્રણ પાંચ પાંચ મણિયા લટકાવ્યા હોય છે કેવા આમ જોત કરે હે કેન્સર વોર્ડ તમે જોયા ઓર્થોપેડિક વિભાગ જોયો કે બટકા થઈ ગયા કોઈ અહીંથી કપાઈ ગયા કોઈ અહીંથી કપાઈ ગયા કોઈ હાથળ કપાઈ ગયા હોય કોઈ હાથ કપાઈ ગયા કોઈ ખાલી આટલામાં ટૂંટા ટૂંટા આટા મારતા હોય કોઈ દમણની જેમ શ્વાસ લેતા હોય આટલા આટલામાં ડોક્ટરને કળમાં ના આવે કે રોગ કયો થયો છે ખોટું નથી ક્યારેક તો આ જનરલ વોર્ડ કે કેન્સર વોર્ડ કે ઓર્થોપેડિક વિભાગ ને એ બધા તમને ખરેખર સાધુ થવાનો વિચાર આવી જાય આંટો મારી આવજો ખરેખર અકસ્માત થઈ જાય છે ને એ પછી જે બધા હોસ્પિટલ લઈ આવે છે ને તો પછી એને જે કેર નથી લેવાતી બિચારા જે કલાકો સુધી એમને પડ્યા રહેતા હોય છે તો એ પીડા ઈ જ જાણતા ઓહો તો પેલો નરકમાં પછી ઉપાડ્યો પેલા કોણ એવું ગરમ લાય જેવું તેલ એમાં લઈ લઈને નાખે જીવતા ના ભૂલો ફફડી ગયો મારે આમાં નથી પડવું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આગળ ગયા તો સિચોડો સિચોડામાં નાખશે કરીને છોતા જેવું કરીને કાઢી નાખે બોલે કે ભાઈ સાહેબ આ તો બહુ આકરું કઈ વાંધો નહીં હલો બીજા આગળ ચાલો ત્યાં તો બે ચાર જમદૂત તો આબાજો બે ચાર જમદૂત આ બાજુ વચમાં ઉભો રાખે ને કરવતી કે આમ ખરડા ખચડા કાંડે લોચા માંસના જાય ઓલો ચીચિયરીઓ પાડે આવા આ કે ભાઈ સાહેબ આ તો બહુ કઈ વાંધો નહીં આપણે તમે નાખો પસંદગી છે તમારી તમે પસંદ કરી લ્યો આમાં અરે બહુ મજાની વાત છે સાંભળો તો ખરા આગળ ગયા ને ત્યાં તો જમદૂત છે ને મોટા ભયંકર પક્ષીઓ થઈ જાય અને જેવો ઓલો આવે એવી કોઈ ચાચું મને ઉતરી જ પડે લોચા કાઢના હાઈટ ગયા સાઈડ ડાકડા બાકડા નોખા કરી નાખે બોલ્યો કે ભાઈ સાહેબ આ તો બહુ ખતરનાક તો કઈ વાંધો ને આગળ ચાલો કોઈ જગ્યાએ જઈને પાછા લોખંડ હોય ને લોખંડનું પૂતળી લાલ ચોળ કરી હોય એની સાથે બધ ભર્યા ત્યાં તો આખો ચમચમ સમોસાની જેમ તળાઈ જાય હા હા હા હા તો બહુ ગરમી અહીંયા લાગે વાંધો નહીં આગળ આલો કોઈને આમ સુવડાવીને ધીરે ધીરે કુહાડાથી કાપે આ બધું જમપુરીમાં છે હો ભલે ઉપર ન હોય એમ ઘણા કે છે હું માનું છું ઉપર છે છે માનું છું એમની છે જ ઉપર છે જ આ બધા લોક છે જ ઉપર પણ જો મનાતું ન હોય તો બધા પૃથ્વી ઉપર પણ છે ભાગવતમાં આ બધું કહ્યું છે એ જ કહું છું ભાગવતમાં કે ઉપર લોક છે જ એમ લોક છતાંય આ કીધું એ જ પ્રમાણે બધું ત્યાં થાય છે છતાંય કોઈને ન મનાતું હોય તો પૃથ્વી ઉપર પણ પરમાત્મા એ બધું જ ગોઠવું છે આવીને આવી બધી જ અહીં પીડા અપાતી હોય છે આ પ્રાણીઓને જે શેકે છે ખાય છે તોડે છે કાપે છે જીવતા બધા એના જ્યુસ કરીને પી જાય છે શું છે તે બધા નહીં થતું એ કાંઈ એ જમપુરી જ છે ટુકડા કરે ને કાપી નાખે ને તળી નાખે ને આહા ચામડી જીવતી ઉતરે સળિયા ભોકાવે આ બધું જોઈ જોઈને ઓઈલો તો રાડ પાડી ગયો આમાં એકે પસંદ કર્યા જેવું નથી તો કે એમ તો નહીં ચાલે પસંદ તો કરવું જ પડશે પણ એમાં આમ આગળ જતા જતા એક જગ્યાએ ગયો ને તો આ આપણે જાજરૂનું બધું માલ પીડ્યો હોય ને મળ મળ મળ બધું વિસ્ટા એનો કુંડ ભરેલા બધા મોટો અને એમાં બધા કેડ સુધી ઉભેલા અને બધા કોઈ કોકા પીવે કોઈ થમ્સઅપ પીવે કોઈ સ્પ્રાઇટ પીવે કોઈ સેવન અપ પીવે આ બધા પીણા કોઈ બટેટાની વેફર્સ ખાય બાલાજી કોઈ કેસરિયા પેંડા ખાય કોઈ દાબેલી ખાય કોઈ પીઝા ખાય પીઝા અને સામે કોઈ જગ્યાએ આમ સામે નાચ ગાન થાય એવા અડધા લુગડા પહેર્યા ન પહેર્યા એ બધા લેડીઝો યંગ નાચતી હોય આ બાજુ કોઈ ફિલ્મ તુફાન જેવી ચડી હોય આ બાજુ આ ક્રિસ્ટડ્યું હોય આ બધા બધા આ છાપામાં વાંચેલા એટલે કઉ છો તમારા માટે માહિતી રાખવી પડે ને એટલે એટલે આ બધું આમ પિક્ચર દેખાય ને બધું જોઈએ નાચ ગાન અને જે જોઈએ બધું ખાવા પીવાનું આ બધું ખાતા ખાતા ઓલા ને એમ થઈ ગયું કે આ પસંદ કરવા જેવું છે આ મળ અહીંયા સુધી અમે અહીંયા મળ વાળું જ છે ને આ બધું ઝાડા થઈ ગયા હોય તો ભરાજ જતું હોય ને બધું આપણે આમાં શું ખાવાનું પીવાનું મળે સામે બધું જોવાનું ને આ બધું મળે આ ટેસડો આવ્યો છે આમાં નાખો કઈ વાંધો નહીં એ જેવો ઉતર્યો અને ઘંટ પીડ્યો ચલો બધા શીર્ષાસન ત્યાં તો હેઠેથી બધું હલવા માંડ્યું આમ પેલો કે છેતરા છેતરા ચીટિંગ ચીટિંગ ચીટિંગ નથી આ તો અમારી એડવર્ટાઈઝ હતી એડવર્ટાઈઝ આવી ના રાખીએ તો આમાં ફસાય કોણ આ પૃથ્વી ઉપર બધી આ એડવર્ટાઈઝ છે કોઈ આવા નાચમાન કોઈ ગાનમાન કોઈ ફિલ્મમાન આ ખાણીમાન પીણીમાન એ બધા એડવર્ટાઈઝ માં ફસાય છે પછી ઊંધે માથે પગ ઉપર બડબડિયા બોલી ગયા એ છેલ્લે આવે જયારે બધી પાપ સ્મરણાત્મક ઓહો પીડા અત્યારે મોજ આવે છે એક પાન પાનનો ગુટકો છૂટતો નથી એક વ્યસન છૂટતું નથી કે કુકર્મ કે કુટેવ છૂટતી નથી પછી ક્યાં જશે એ આ બધું પીડા આપે છે કોઈને નથી છોડતું વાંચો વાલ્મીકી રામાયણ કે રામચરિત માને તુલસીદાસજી એક જ દ્રષ્ટાંત ઇનફ છે રામ લક્ષ્મણ વનમાં વૈયા ગયા ભરત શત્રુઘ્ન મામાને ત્યાં દશરથી મહારાજ પડ્યા પથારીએ પડી ગયા ને પુત્ર વિયોગે પ્રાણ પીડાય છે કૌશલ્યામાં બાજુમાં બેઠા છે કંઈક પ્રતિબંધ કર્યો છે કે મારા મૃતક શરીરને પણ કઈ કઈ ન અડે એની તમે બધા દરકાર કરજો નહીતર મારી ગતિ નહીં થાય કઈ કઈ મને સ્પર્શ ન કરે આવી તાકીદ કરી દશરથ મહારાજે મારા રામને વનમાં ઘટકતો કરી દો એનો મારે સ્પર્શ પણ ન જોઈએ કૌશલ્યામાં બાજુમાં બેઠા છે માથે હાથ ફેરવે છે અચાનક દશરથજી મહારાજ બેઠા થઈ ગયા દેવી હા આ સામે જો સામે જો ત્યાં શું છે કૌશલ્ય આગા આંખ ઉપર હાથ થઈ દીધા પ્રભુ દેવ કઈ નથી ત્યાં ત્યાં દિવાલ છે જો ઉભા થઈને હાથ ફેરવો કઈ નથી પાગલ જેવા થઈ ગયા ના કૌશલ્યા હું બ્રહ્મા નથી તું જો તું જો જો જો ત્યાં જો જો એકદમ બાવરા થઈ ઉભા થઈ જાય વળી કૌશલ્યામાં સુવડાવી કઈ નથી પ્રભુ ત્યાં કઈ નથી તમને ભ્રમ થાય છે નહીં કૌશલ્યા મને ત્યાં શ્રવણના અંધ મા બાપ દેખાય છે લખ્યું છે રામચરિત માનસમાં તાપસ અંધ શાપ સુધી આય આજે શ્રવણના અંધ મા બાપ ત્યાં દેખાણા રિયલ આજ જે શાસ્ત્ર કે છે ને કૌશલ્યા મને ત્યાં આંધળા શ્રવણના મા બાપ દેખાય છે રામને કાંઈ ખબર નહીં કે શું હતું એ તો કીધું જ નહોતું ને કૌશલ્યા કે શું છે પછી એમને વાત કરી છે ઓહો તમને તો ખબર જ હશે શું વાત કરો છો દશરથી મહારાજ યુવાન અવસ્થાઓમાં ધનુષ વિદ્યા શીખતા હોય એમાં એક શબ્દવેદી બાણ જે અર્જુનને પણ હસ્તગત હતું એ શબ્દવેદી બાણ વિદ્યા શીખતા હતા શબ્દવેદી એટલે અવાજ આવે ને અવાજની દિશામાં બાણ મારે જેમ ઓલો પાંડવો જતા હતા અને પછી કૂતરાના મોઢામાં પેલા અકલવ્ય બધા બાણ ભરી દીધા આ શબ્દવેદી બાણ છે વિદ્યા છે બાણ વિદ્યા શબ્દ વેદી બાણ વિદ્યા એ દશરથ મહારાજ શીખતા વૃક્ષો ઉપર સંતાઈને બેઠેલા પછી જે દિશામાંથી અવાજ આવે એ દિશામાં તીર છોડે અને એને જ ઘાયલ કરીને પછાડે પ્રાણ હરી લે એને શીખવું જરૂરી હોય છે રાજાઓને એ દશરથ મહારાજા શબ્દવેદી વિદ્યા જંગલમાં શીખતા હતા અને એ વખતે ઓલો શ્રવણ એના આંધળા મા બાપને કાવડમાં બેસાડી યાત્રાએ નીકળ્યો છે મા બાપ તરસ્યાતા છે એક વૃક્ષની નીચે બેસા બેસાડ્યા છે પાણી ભરવા માટે તળાવને સરોવરને કાંઠે આવે છે અને ઘડો એમાં બોળે છે અને એ ઘડો જેવો બોળ્યો એમાંથી ડબ ડબ ડબ ડબ અવાજ આવ્યો એ અવાજ દશરથ મહારાજને થયું કોઈ રાની વનનું પશુ એ પાણી પીવા માટે આવ્યું છે આને લઈને બાણ છોડ્યું પ્રત્યંચ કાન સુધી તાણી અને સારા નાના નાના નાના જેવું તીર ગયું શ્રવણની છાતીમાં આવ્યું આવતાની સાથે ચિત્કાર નાખીને પડ્યો એ જે ચિત્કાર નીકળ્યો આને થયું કોઈક માણસ છે દોડતા આવ્યા મને એમ કે કોઈ પશુ છે જ્યાં જોયે તદર્શ આ તપસ્વીનો વેશભૂષા એકદમ હાથ પકડ્યા આપ કોણ છો મહારાજ હું તો અહીંયા અયોધ્યાના મહારાજ દશરથજી છું મહારાજ આપે આપે સારું નથી કર્યું મારા અંધ મા બાપ એને હું જાત્રાએ લઈને નીકળ્યો છું ઠીક હું જાઉં છું બાપ આ ઘડો લઈ અને મારા આંધળા મા બાપ પાણી પાયા છું આમ દૂર બેઠા છે આટલો કઈ શ્રવણે પ્રાણ છોડી દીધા હવે ઘડો લઈને દશરથજી મહારાજ એ અંધ મા બાપને ગોતતા ગોતતા આવ્યા હવે પગલા જોવે ને અંધને શક્તિ હોય પાણીની રાહ જોઈને બેઠા હતા પણ પાણીની લઈને શ્રવણ આવે તો શ્રવણના પગલાની પદચાપને ઓળખી જાય ને અંધને શક્તિ કહ્યું ને હોય ને એમણે કીધું અજાણ્યો માણસ કોઈ આવે છે આવી નજીક આવીને કહ્યું કે લો હાથ ધરો પાણી પીવો તમે કોણ છો ભાઈ કઈ બોલ્યા નહીં અમારો દીકરો શ્રવણ ક્યાં છે અમે શ્રવણના હાથના પાણી સિવાય કોઈના હાથનું પાણી નથી પીતા તમે પી લ્યો શ્રવણ શ્રવણે જ મને મોકલ્યો છે આ શ્રવણે મોકલ્યો તો શ્રવણ ક્યાં અમારો દીકરો ક્યાં બે અંધ હતા ધીરજ રાખો પણ તમે જળ પી લો ના અમારો દીકરો ક્યાં પછી દશરથજી મારા રડતા રડતા કહ્યું કે મારા હાથે આવું થયું છે અને પેલા છાતી પીટવા માંડ્યા આહા હા તું કોણ છો તો કે હું અયોધ્યાનો મહારાજ દશરથ છું જા રે જા તને શાપ દઈએ છીએ કે તારે ચાર ચાર દીકરા હશે છતાંય તને છેલ્લે મરણાસને કોઈ પાણી પીનારું દેનારું કોઈ નહીં હોય એમ તું મરીશ ચા આટલું કહીને શ્રવણના મા બાપ પણ મૃત્યુ પામ્યું આ જે કૃત્ય કર્યું એ સામે આવ્યું જાય કરેલા પાપ સ્મરણાત્મ શાસ્ત્ર કે છે ભાઈ હવે આ કઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં પકડાવાનું છે એના લેન્સમાં આવવાનું છે ફોટોગ્રાફી કરવાના છે એમાં દેખાવાનું છે આ કઈ જીવડો લીધો જ્યારે શ્રવણ કુમાર નો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે જીવડો લીધો ભાઈ જ્યારે શ્રવણ કુમાર નો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે અરે દેણો રે દીધું જુઓ રાજા દશરથજીએ પુત્ર વિયોગે એનું ખોળ્યું પડે છે આ કરેલા કર્મના બદલા ભાઈ દેવા તો પડે છે કરેલા કર્મના બદલા દેવા તો પડે પાપ સ્મરણાત્મા જેટલા કર્યા છે ને એ છેલ્લે સામે આવે છે ચોથી બાબત ભાવિ ચિંતાત્મક દુઃખ હવે મારું શું થશે અંધકાર છે હવે હમણાં પડદો પડી જશે પછી હું ક્યાં જઈશ એ મરવા પીડ્યો હોય એને જ થાય આપણે ગમે એવું વિચારીએ તો એ આપણે ન થાય બધા નિયમો હમણાં ઘરે જવાના છે પેલા ને થાય હું હવે શું ક્યાં જઈશું આગળ કોઈ રસ્તો દેખાતો નથી અંધકાર અને એવા બિહામણા સ્વપ્ન આવે છે કે બીવડાવી દે છે પછીનો પછીનો શરીર થઈ જાય છે કયું કહાતું નથી બોલ્યું બોલાતું નથી અને અંધકાર દેખાય છે ક્યાંય પ્રકાશની કિરણ દેખાતી નથી કારણ કે કંઈ કર્યું નથી ને હવે શું થશે મારું આ એને ચિંતા સતાવે છે અને મોટો પ્રશ્ન જો અત્યારે ન દેખાય હા હજી એક વિદેશ જતા હોય ત્યાં કોઈ ના હોય તોય બધાને ઘરને ચિંતા હોય અને આને પોતાને હોય કે એરપોર્ટ ઉપર ઉતરીને હું થશે શું નહીં તો ત્યાં કોઈ બીજું તો અંધારું છે જ નહીં ઉલટાને બેઠા જ છે મેં હેલ્પ યુ કરીને પણ આમાં તો અને પાછો તમે પાછી પરિસ્થિતિ તમે જુઓ કે પાછળ તમારા ગમે તેવા હેતવાળા પરિવાર વાળા હોય અદ્યાપી પર્યંત કોઈએ પણ મરનારની ચિંતા કરી નથી એનું શું થશે એમ જે થવું એ થાય હવ પોતાની ચિંતા કરે એટલે નનામીમાં બાંધી દીધો તો તો એની ઘરવાળી એ હવે નનામી લઈ જવાની તૈયારી હતી અને બહુ ગામડાની જે હોય ને એ સમજે આ તરત વાત સમજી જશે તો નનામી પાછળ લઈ જવાની તૈયારી થઈ ત્યાં જ ઓલી બાઈ આવી જુવાનભાઈ બાઈ છે વિધવા થયા છે બે નાના નાના બાળકો ત્રણ વર્ષનો બે વર્ષનો એવો હશે એક ત્રણ ચાર વર્ષ એ બે છોકરાને લઈને આવીને મળી માથું કૂટવા રોવા મળે અરે રે તમે હાલ્યા હવે આનું શું કરવું હારે બાંધી દો બીજું શું તમે આનું શું કરવું એની ચિંતા કરે છે હવે અમારું શું આનું શું તમે તો હાલ્યા પણ એનું કોઈ ચિંતા કરે છે તમે ગયા એનું શું મેં એકવાર વાત કરેલી છે પણ ફરીથી કરી દઉં કારણ કે એકદમ આમ આને સંગતિ કરે એવી વાત છે એક દોસ્તાર ગુજરી ગયો એટલે પછી એલા ત્રણ મિત્રો આવ્યા ભાભીને આશ્વાસન દેવા એટલે ભાભી મીડા માથે વડે રડવા મીડા કે ભાભી રડોમાં રડે કેમ નહીં કે તમારા ભાઈને ભજીયા બહુ ભાવતા હવે ભજીયા કોણ ખાય છે એક દોસ્તાર કે હું ખાઈશ ભજીયા તમે શું કામ ચિંતા કરો છો ભજીયા હું ખાઈશ ચિંતા કરો ભજીયા હું ખાઈશ તમે બનાવજો પ્રેમથી ખાઈશ ત્યાં ભાઈ એ તો ભાઈ ભજીયા તો તમે ખાશો એ બરાબર પણ નવું હીરો હોન્ડા છોડાયું છે બાઈક એ કોણ ફેરવશે એના ઉપર ફૂલ ખણી જેવા થઈને ફરતા હતા બીજો દોસ્તાર કે ભાભી જરાય ચિંતા કરો માં હું ફેરવીશ બાઈક એમાં મૂંઝાવાનું શું હોય ત્યાં ભાભી બોલ્યા કે તો બરાબર છે તમે બાઈક ફેરવશો પણ એના હપ્તા કોણ ભરશે ત્યાં પેલા બે જણા ત્રીજાને ઠોહો મારી કે હવે બોલ તું હવે તારો વારો છે બોલવાનો અમે બે તો બોલ્યા ભાવિ ચિંતા કરો હપ્તા હું ભરીશ એમ કોઈ કે ભાવિ ચિંતા કરે છે પણ શો નહીં હપ્તાની હપ્તાની હા એ ઘરમાં ડખો થાય બહુ જાજુ ના કહેવાય પણ કોઈ પાછળ વાળા કોઈ પોતાની ચિંતા કરે છે જાનારની કોઈ કરતું નથી ભાવિ ચિંતા ઓલો હવે એમ છે મારું શું થશે ક્યાં જઈશ શું થશે હાય હાય કહી શકાતું નથી અને કીએ તો કોઈ સમજી શકે નહીં અને હવે આજની તો પ્રજા એવી થઈ ને પ્રજા કે મરી જાય એની પાછળ પછી કોઈ એવું સત્કર્મ કરવું કે કઈ પિતૃતર્પણ યજ્ઞ કરો નારાયણ યજ્ઞ કરો કે એવું કઈ કરવું શ્રાદ્ધ કર્મ કરવું વૈદિક ગયા જઈને પલાણે જઈને ગઢપુર જઈને કે નારાયણગઢ જઈને કઈ એવું અમે એમાં માનતા નથી છે ચિંતા છે કે હાલો બાપા પાછળ ભાગવત બેસાડો સત્સંગીજીને બેસાડો કે કથા કરો કે એની મુક્તિ થઈ જાય કે અટક્યો હોય એને કઈ દુઃખ હોય તો સુખ થાય એટલા જ માટે સત્કર્મો લખ્યા છે ને બહુદાન કરો ગરીબોને દાન કરો ભોજનપાન કરાવો તો હવે બહાર પાડે છે એવી બધું વાતો કે ભાઈ આવું બધું મર્યા પછી આવા કોઈ કરવા જ નહીં હા જે બહુ ચૂસી નાખતા હોય એવી લોકરીતિઓ હોય એમાંથી લોકો બહાર આવે કે નળિયાઈ ન રહે એવા બધા દારજ ને કાળા કરવાની જરૂર નથી પણ તમે હરિભજન તો કરાવી શકો ને ગામના સંબંધીઓ ભેળા કરીને એની પુણ્ય તેથી હરિભજન તો કરાવી શકો એ અમે કઈ કરતા નથી પેલો ગયો અને પછી દ્રષ્ટાંતો કેવા આપે આજે તો આ બધું એટલે જ કહું ને આપણે વાત કરીએ ઓર્થોડોક્સ ગણે બધા પણ એ સત્ય છે વાત નાનક નો દ્રષ્ટાંત આવે એ નાનક ગુરુ નાનક દેવ ગંગાજીનું સ્નાન કરવા ગયા ત્યાં બ્રાહ્મણો પૂર્વ દિશા તરફ મુખ રાખી અંજલિ ભરી ભરી અને પિતૃને અંજલિ અર્પણ કરતા હતા એટલે નાનક દેવ પૂછ્યું કે આ શું કરો છો તો કે પિતૃને જળ અર્પણ કરીએ છીએ એટલે નાનકદેવ પશ્ચિમ દિશા તરફ મો રાખી અને જયારે અંજલીઓ ભરી ભરીને આપવા માંડ્યા એટલે પેલા કે તમે આ શું કરો છો તો કે મારું ખેતર આ દિશામાં છે ને એટલે હું ત્યાં પાણી પાઉં છું એમ કઈ પછી વાત એમ માંડે કે નાનકદેવ પણ આવી અંધશ્રદ્ધાઓને ખંડન કરે છે કે આવી રીતે પાણી પહોંચતા નથી માટે આ બધા ક્રિયાઓ ખોટી છે પણ નાનકદેવનું સાચું હાર્દ કોઈ કહેતું નથી નાનક દેવ કેવા એ માગે છે કે બાપા પિતૃ હોયા ગયા પછી તમે અંજલિ ભરો છો નાખો છો રેડો છો એનો કોઈ વાંધો નથી પણ જીવતા હતા ત્યારે પાણી પાયું હોત તો જીવતા હતા ત્યારે પાણી પીવડાવવાનું રાખો મર્યા પછી નહીં પીડો પછી કોઈ વાંધો જ નથી જીવતા ઠારી દીધું પછી ગતિએ જવાનો જ છે ઓલો રીબાઈ રીબાઈ મરી ગયો પછી હવે તમે અહીં ખોબે ખોબે રડો ક્યાં પહોંચવાનું છે જીવતાની સેવા કરો એવો બોધ છે એની ઈચ્છા હોય એને દુઃખ ના આપો અને ગયા પછી એના સત્કર્મો છે યજ્ઞ છે હવન હોમ છે વૈદિક વિધિથી થતું હોય દુખ્યોને દુઃખ દૂર કરો તો એને મૃતને પણ શાંતિ થાય સત્કર્મો થવા જોઈએ હા અમુક લોક રીતિ ખરાબ હોય એને છોડી દેવી જોઈએ અમુક સ્મશાન જઈને મૂકી આવું ના મૂકી આવું એ બધું ઠીક છે છોડો પણ વૈદિક વિધિ તો આપણે વૈદ શાસ્ત્ર કહે છે ઉત્તમ છે કરવું જોઈએ ચોથું દુઃખ આ ભાવિ ચિંતાત્મક એટલે આપણે ચિંતા કરવાની રહીએ પાછલા કોઈ ચિંતા કરવાના નથી અને પાંચમું છેલ્લું ભયંકર એ શરીર એટલે કે દેહ વિચ્છેદાત્મક દુઃખ શરીરમાંથી છૂટું થવું ને એ પીડ આ નટબોલ તમે મારી દીધા ને પછી સાઠ પચાસ સાઠ વર્ષ સુધી નટબોલ જામી ગયા હોય પછી ખુલે કેરોસીન મૂકો પેટ્રોલ મૂકો ડીઝલ મૂકો તપાવો ગમે તેમ કાકડી કરો ખુલે હથોડા મારો કાટ ઉખડે જ નહીં તો આની અંદર આ જીવ રહી ગયો પચાસ પચાસ સાઠ સાઠ વર્ષ એ નોખો પડે એ નોખા પડવાની ભયંકર પીડા છે કેવી પીડા કે લોખંડના ઓલા તાર તમે જોયો છે ને આપણે દિવાલ ઉપર નાખી એનું આખું ગોચડું વાળ્યું હોય ગૂંચડું અને એમાં કોઈ ફસાઈ ગયો અંદર અને પછી એનો હાથ જાલીને એને ખેંચે અને જેવી મજા આવે મજા આવે ને એ તારમાં ભરાઈ ગયેલો હોય અને જે ખેંચે અને જે ચચડાટી નાળીઓની શરીરને દશા થાય એવી દશા જીવને શરીર છોડતી વખતે થાય છે જુદો પડતો જ નથી નાળીઓ તૂટી જાય આવી વેદના છે એવી વેદના શિચોડાની અંદર શેરડી નાખો અને જે શેરડીના સાંઠાની દશા થાય એવી દશા થાય આપણે સાંભળીએ છીએ એવી રીતે ભાઈ આમ આ ગાયો ભેંસો ચરતી હોય પછી એ છાણ હોય એમાં એનો કોઈ પૂછડાનો વાળ ચોંટી જાય અને પેલું છાણ એમનું સુકાઈ જાય પછી તમે વાળ પૂંછડાનો હોય નામ લ્યો તો આખું છાણનું પેલું છે ને એ આખું ઊંચું નીચું થાય હવે એ તારને વાળને તમે ખેંચવા મથો આખો અખંડ નીકળે ન નીકળે પણ એ જ વાળ બૈરાઓ છાસ વલોણું કરતા હોય અને માખણ કાઢતા હોય ને એમાં વાળ પડી ગયો અને માખણમાં વાળ ફસાઈ ગયો હોય તો એ માખણમાંથી વાળ કાઢવો હોય તો કઈ જોર પડે બસ એવી રીતે હરિભજન કર્યું હોય ને એનો દેહ આમ છૂટે એટલે શંકરાચાર્ય કે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોડમ તે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રુય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોરમતે આ પાંચ વેદનાઓ થાય છે એમાં શરીરની વેદના તો તમે ઘણા નિવડ્યો હજી મનમાં એવો ફાંકો હોય કે ડોક્ટર છે ને કાંઈ નું ઉપજતું નથી એ કરી કરીને શું કરે ઉલટા ને એના મેં ન કહ્યું રિએક્શનો આવે હા હશે થોડું કઈ પેન લીવર થતું હોય તો ન થતું એવું નથી પણ પેલા માનસિક વ્યથામાં એ શું કરે એમાં કઈ નું કઈ ચાલતું નથી ત્યાં હરીનું ચાલે છે બહુ સરસ મજાની વાત સાંભળ્યું છે ને નગર થી દૂર થોડે એક સુંદર મજાનો બગીચો સાધુ ભરતા રામ બગીચો સારો જોયો બપોરનો સ્વયં એટલે સાધુ ત્યાં જઈને એક ઝાડને પોથે જઈને થોડીએ જઈને ટેકો દઈને બેસી ગયા માળા કરે એમાં કૌતુક થયું કંઈક અવાજ આવવા માંડ્યો લોકનો કોલાહલ થયો એટલે સાધુ ફર્યા કે આટલા એકાંતમાં કોણ છે આ બાજુ ફરીને જોયું ત્યારે ખબર પડી કે થોડા સૈનિકો ઉભા છે રાજવંશી પોશાકવાળા લોકો આવ્યા પેલા પણ થોડી વાર બેઠા રેડ્યા કંઈક બોલ્યા વળી ગયા વળી પાછા કોઈ રાજવંશીઓ આવ્યા બોલ્યા પ્રણામ કર્યા રેડ્યા વળી વ્યા ગયા વળી થોડા આવ્યા બોલ્યા રેડ્યા ફૂલ ચડાવ્યા વ્યથા વ્યક્ત કરી વળી વ્યા ગયા વળી લશ્કર આવ્યું એ રેડ્યું માથા નમાવ્યા ફૂલ ચડાવ્યા આવ્યા બોલ્યા વૈયા ગયા વળી આખા પ્રજા લોક આવ્યા બોલ્યા ફૂલ ચડાવ્યા રેડ્યા કઈ બોલ્યા ગણગણ્યા અને વૈયા ગયા સાધુ કે મારો આ શું છે એ બધું સુનસાન થઈ ગયું એટલે ત્યાં છેલ્લે પછી ચાર ખૂણે ચાર સૈનિકો વરીબંધુ કે ઉભા હતા ને શસ્ત્ર બાંધીને એને પછી સાધુએ જઈને કહ્યું કે ભાઈ આ શું છે બધું આંખમાં આંસુ સાથે પેલા સૈનિકોએ કહ્યું કે મહારાજ આ જે છે ને એ સ્મારક છે એટલે અમારા રાજાનો એકનો એક વારસદાર કુંવર ભર યુવાન વયે રાજ્ય શાસન સંભાળવાની અવસ્થાએ જ મૃત્યુ પામ્યો એનો અહીંયા અંતિમ સંસ્કાર કર્યો છે એનું આ સ્મારક છે આજે એની પુણ્યતિથિ છે એટલે આ લોકો આવ્યા છે પણ એમાં એક સાથે ન આવે ને આમ બધું જુદું જુદું તો કે મહારાજે વ્યથા વ્યક્ત કરે છે મને આ વાત બહુ ગમી બહુ સરસ કે મહારાજ એમાં જે છે ને સૌ પ્રથમ રાજા અને રાણીઓ આવ્યા રાજકુટુંબ છે પોતાનો દીકરો છે એમણે પ્રદક્ષિણા કરી ફૂલ ચડાવ્યા મસ્તક નમાવ્યા જોધાર આંસુએ પ્રાર્થના કરી બેટા તું અમને પ્રાણથી પ્યારો પણ અમારી પાસે ખૂબ રાજસત્તા હોવા છતાં અમારી આણ વર્તે અમારી આજ્ઞા કોઈ ઉત્થાપે નહીં પશુ પક્ષીઓને પણ અમારી આણ વર્તવી પડે એવી અમારી હાંક બોલે પણ બેટા તારી જે પીડા હતી દર્દની એને અમે કંઈ ઓછી ન કરી શક્યા અને મોતમાંથી તને બચાવી શક્યા નથી તું અમને ક્ષમા કરજે આવી પ્રાર્થના રાજા રાણીઓ કરીને ગયા સાધુને બહુ મજા પડી વાત સાચી છે કે આમાં સમજવાનું એ છે કોઈનું ચાલતું નથી એમાં આપણને પેલો ચરિતાર્થ થાય છે શંકરાચાર્યજીને કેવું કે ભજન સિવાય કઈ કામ આવશે નહીં રાજા રાણીઓ આવી રીતે ગયા પછી મહારાજ બધા દિવાન ને મંત્રીઓ પ્રધાનમંત્રીઓ એ બધા અમલદારો આવ્યા અધિકારીઓ એમણે મસ્તક નમાવ્યા પ્રાર્થના કરી સ્તુતિ કરી ક્ષમા માગી કે અમારી હાથથી પણ લોક સમાજ ડરે ધ્રુજે આજુબાજુના રાજ્યના સીમાડાઓ અમારાથી ધ્રુજી જાય અમે નિર્ણય કરીએ કોઈ બદલી ના શકે પણ અમારી બુદ્ધિ કૌશલ્ય તારી પાસે કંઈ કામ ના આવ્યું અમે તને બચાવી ન શક્યા પીડા પણ કંઈ ઓછી ન કરી શક્યા અમને તો ક્ષમા આપજો રાજકુમાર ક્ષમા આપજો આંસુ સારી એ નીકળી કોષાધ્યક્ષ ખજાનચીઓ આવ્યા એમણે મસ્તક નમાવ્યું કે રાજ સમૃદ્ધિમાં સંપત્તિનો કોઈ પાર નથી હીરા માણેક પન્ના રોકડ આ તે બધું ખજાનાઓ ભર્યા છે અમે બધું આપી દેવા માટે તૈયાર હતા પણ તમને એક દિવસની આયુષ્ય પણ અમે અપાવી શક્યા નથી અમારા જે કઈ અપરાધ હોય એને અપરાધ ગણો તો ભલે પણ અમને ક્ષમા આપજો રાજકુવાની ક્ષમા માગી નીકળ પછી વૈદો ને હકીમો આવ્યા કે અમે ભલભલા રોગને નાથી શકીએ પણ તમારા દર્દને દૂર કરી નથી શક્યા અને મોતના મુખમાંથી બચાવી શક્યા નથી અમને ક્ષમા કરજો પછી પંડિતો વિદ્વાનો જ્યોતિષીઓ આવ્યા ગ્રહ મંડળને આંખો બંધ આંખે અમે ગણનારા ગણતરી કરનારા પણ અમે તમને રોકી શક્યા નથી બચાવી શક્યા નથી પીડાને ઓછી કરી શક્યા નથી માટે અમને ક્ષમા કરજો પછી મારા લશ્કર આવ્યું છે એ લશ્કરે તો કેવા કેવી બડાઈઓ આંકી હોય એના અસ્ત્ર શસ્ત્રો પગની ચાપથી આખી ધરતી ધ્રુજતી હોય પણ રાજકુંવર અમને ક્ષમા કરજો આટલા શસ્ત્રો આટલા શસ્ત્રા ભંડારો આટલું સૈન્ય પણ અમે તમને બચાવી શક્યા નથી અને તમને કોઈ સહાય પણ કરી શક્યા નથી માટે અમને ક્ષમા આપજો પછી પ્રજાજનો આવ્યા છે તમે અમારા માટે દેવ છો રાજા ઈશ્વર ગણાય પણ અમે તમને બચાવી શક્યા નથી અમે અમારા પ્રાણ આપવા માટે તૈયાર હતા પણ હવે એકની જગ્યાએ બીજો ગોઠવાઈ શકતો નથી કઈ ચાલતું નથી જેનું હોય એને જ મર થવું પડે અમે તમને બચાવી શક્યા નથી માટે અમે તમારા કહેવાયે તમે અમારા અન્નદાતા કહેવાઓ તો પણ અમે તમને કઈ મદદ કરી શક્યા નથી માટે અમને ક્ષમા કરજો સાધુને એક જ વાત મોંમાંથી નીકળી કે બસ આપણા શાસ્ત્રો અને સંતો કહે છે એકદમ સાચું છે કે મૃત્યુ સમયે આ દુનિયામાંથી કંઈ કામ આવતું નથી સિવાય કે હરિભજન બીજું કંઈ કામ આવતું નથી એમ એ તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ સર્જન હોય સપૂત ખાનદાન કા એમ એ તક પાસ હોય અત્યારે તમે વધારે ભણી ગયા છો એમ એ તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સર્જન ખપૂત સપૂત દાન કા कर्नल कप्तान हो જતરલ जुआन हो फौज की कमान हो तोरंग तूफान का ऐसे इजनेर हो माप गिर मेर हो कला बोतेर हो वाकब सब पुराण का सुखद स्वभाव हो दिल दरियाव हो पिंगल बचाव अंत बने नहीं प्राण का पिंगल बचाव अंत बने नहीं प्राण का એને તકે ગમે એટલા એવોર્ડ લાવી લાવીને આખો રૂમ ભરી દીધો એક ડિગ્રી કામ નો આવે તમે ઓલો આવે કાકા લેવા ઉપરથી આવે બતાવો સર્ટિફિકેટ તો ઉભા રે એ તો તરત જ કે છે ઢોલીડા તો ઢબુ ક્યાં લાડી હવે હાલો આપણે અરે ઉભા રહ્યો તો માગું મારા અરે દાદા પાસે શીખજ અરે હવે કેવી શિખરે લાડી હવે હાલો આપણે એને તકબાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સર્જન ખપુદ સપુદ ખાન દાન કા કોઈ બચે નહીં ભાઈ ગમે એટલું હોય તો ડિગ્રીઓ કામ આવે નહીં ખાસ સર્જન હોય ખાસ સર્જન રૂપ સુંદર્યો હોય કે ગમે તેવા હોય કે જે યુનિક કહેવાય એમ એની ચાલ એના જેવી કોઈની ન હોય એના આંખ એના જેવી કોઈની હોય એની બુદ્ધિ પ્રતિભા એના જેવી કોઈ ન હોય એક એટલે એક બીજો તમે કઈ ન શકો કે આવ્યો નથી આવ્યો આના જેવો નથી આવ્યો થશે નહીં થાય એક પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ છતાં એવો કોઈ બેઠો નથી ખાસ સર્જન હોય સપૂત ખાનદાન કે ઊંચું કુળ હોય ગમે હોય તોય શું ના બચે કોઈ ત્યાં મદદ કરવા ના આવે હમ ના કર્નલ કપ્તાન હોય જતરલ જુવાન હોય જેના આંખના ઈશારા ઉપર આખું થઈને ફરી નામ વયું જાય અને સીમાડા બદલી જાય ભારતના નકશા બદલી જાય દુનિયાના નકશા બદલી એક આમ ઈશારો કરે અત્યારે ઓબામા આમથી આમ લીટો કરીને સાઈન કરે તો સીમાડો આમથી આમ થઈ જાય હે પણ પિંગલ બચાવો તો બને નહીં પ્રાણ કા કર્નલ કપ્તાન હોય જતરલ જુવાન હોય અત્યારે લશ્કરનો વડો હોય સત્તા કેટલી કહેવાય હે ફૂ કામ કરે ને તો કેટલા જણા ઉડી જાય કેટલાને ઉડાડી મૂકે તો ખબર ન પડે રાતમાં એને કોણ પૂછે હા કર્નલ કપ્તાન હોય જતરલ જુવાન જતડા જેવું શરીર હોય આમ રાતે રાણ જેવું હોય દોરો આમ એક નખમાય રોગ ન હોય તમે અને ફૂટબોલના દડા જેવું શરીર હોય ઉછળે તો આમ છલાંગ મારી હેઠો આવી જાય વીજળીને હારવારે પડે તો એને કાંઈ ન થાય આવું શરીર હોય પણ પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ ખા ફોજ કી કમાન હોય તોરણ તુફાન કા ઘોડા જેવો તુફાની માણસ હોય જહા જાય ત્યાં તુફાન ફરજાઈ જતું હોય આવો હોય હિંગલ બચાવંત બને નહીં પ્રાણ એસે ઇજનેર હોય સુરેશ સરૈયા જેવા મદ્રાસના મૈસુરના એવા ઇજનેર થયો નથી થવાનો નથી રેલવે માં બેઠા હતા અંગ્રેજ જમાનો ગાડી ચાલી જાય છે ધકાધક ધકાધક ધકાધક ધકાધક ધકાધક એમણે ત્યાં જઈને ઓલાને કીધું ને એને કીધું ગાડી રોકો કા હવે પાઘડી દેશી પોશાક તો આગળ ખતરો છે અરે શું ખતરો હોય હું કઉ છું ખતરો છે ગાડી ઉભી રાખો ને બધા મરશો એટલે બે ત્રણ વાર કીધું એટલે ભાઈ આ કઈ આમ તપ તો નહીં હોય ઊભું રાખ્યું તપાસ કરો બે કિલોમીટર આગળ ગયા તો ફ્લિશ ફ્લેટ કાઢી નાખેલી કોઈ લ્યો રેલવેના કાઢી નાખેલા પ્લેટો કાઢી નાખી અને ગાડી આખી ઊંધી પડી જવાના હતી પેલા તાજુબ થઈ ગયા અંગ્રેજો કે ગાડી ચાલુ તમને ખબર કેમ પડી ગઈ કે આગળ ફ્રેશલેટ નથી તો કે આની રીધમ બદલાઈ ગઈ હતી સાહેબ વિચાર કરો તમે એનો અવાજ જે રણકો પાટામાંથી નીકળવો જોઈએ ને એ અવાજ ફરી ગયો તો મને ખબર પડી કે આગળ કઈ તકલીફ હોય તો જ અવાજ બદલે નહીં તો અવાજ બદલે નહીં કેવો ઇજનેર હોય છે બોલો ક્યાં છે એ આ ભાસ્કરાચાર્ય ભટ્ટાચાર્ય વરા મિહિર આર્યભટ્ટ બેઠા બેઠા ગણિત ગણિત પારાશર ઋષિ જેને કેલેન્ડર આપ્યું પારાશર ઋષિએ ક્યાં ગયા હમ પગ પર્વત ઠેલી પાડતા પાટું મારે પહાડ ઉલ્લી જાય વિચાર કરો તમે નહોતા રાવણ ને બધા હિરણકશી હિરણાક્ષ આવા જ હતા ને પાટું મારે પહાડ પીયો જાય કૈલાસ ને આખો ઊંચો લઈ લે રાવણ આવા હતા આપણે તો કઈ નથી બે કિલો ઉપાડ્યું હોય તો કેડમાં ટચકો આવી જાય છે પગ પર્વત ઠેલી પાડતા નભ તારા નખથી ઉખાડતા અહીંયા ઉભા ઉભા આકાશમાં તારા ઉખેડા એવા દુનિયામાં આવીને વિયા ગયા છે સાહેબ હું ના હોય લે આવીને અહીં વયા ગયા છે આ ધરતી ઉપર એવા તો આપણે હવે ખોટી બડાઈ કરીએ છીએ ભગભરવત ઠેલી પાડતા નવતારા નખથી ઉઘાડતા અરે કરી અંજલિ સિંધુ પી જતા નવ જાણે જન એ ક્યાં હતા અગત્ય ઋષિ હા આખો અરબી સમુદ્ર પી જાય કેવા હતા પણ આજે દલપતરામ કવિ લખે છે આજે કોઈ ક્યાં છે એનો પત્તો નથી પિંગલ બચાવન તો બને નહીં પ્રાણ એસા ઇજનેર હોય કલા બોતેર હોય માપ માપગીરી મેર હોય એનું માપ કોઈને આમ આપવું હોય ઉપમા આપી હોય મેરુ પર્વત જેવી ઉપમા અપાય એવો માણસ હોય એવું વ્યક્તિત્વ એસે હોય માપ ગીરી મેરુ હોય કલા બોતેર બોતેર કલા હોય એની ઉપર તોતેર નથી એ બોતેરે બોતેર કલા એને આવડતી હોય નૃત્યની રસોઈની શાસ્ત્રની નાચની ગાનની ચોરીની બધી વિદ્યા બોતેર માં આવી જાય શસ્ત્ર અસ્ત્ર આ ચોરી પણ એક વિદ્યા છે ચોરી વિદ્યા છે એક પોકેટ મારવા ખિસ્સા કાતરું પકડાડો ને જજ કે એના આટલા બધી ભીડભાડ હોય તો તું આ બધું કેમ પડાવી કેવી રીતે લેજે તો કે સાહેબ એમ મફત નો શીખવાય એ વિદ્યા છે તમે એમ આમ આમ શીખી લ્યો એટલે તમારે દંડ કરવો એ કરો બાકી એમ ના શીખવાય આ વિદ્યા છે અને વાત એ સાચી ગમે એમ કલા બોતેર હોય વાકફ સબ પુરાન કા બધા ધર્મશાસ્ત્રો નો વાકેફ હોય વિચાર કરો એને છોડ્યા નથી શાસ્ત્રો વઢે હોય કંઠે હોય કરે વાતો ને તોડે બ્રહ્માંડ રે તોય ન ટળે જમ દંડ રે તોય જમદંડ ન જાય હરિભજન હોય તો જ જાય તો જ જાય શું શંકરાચાર્ય અદભુત વાત કરી છે ભાઈ અદભુત કલા બોતેર હોય વાકફ સુખ કુરાન કા કુરાન કા સદગુણે લઈ લીધા આપણે સજ્જનને બહુ માન આપ્યું હોવું જ જોઈએ પણ સજ્જનતાની સાથે જો હરિભક્ત હોય ને તો જ જંગ જીતે નહીતર સજ્જનતા પણ ડૂબી જાય છે હા સારા ફળ ભોગવવા જુદે રસ્તે જાય પણ મૃત્યુની વેળા અને મૃત્યુને તરવું બહુ કઠોળ છે સુખદ સ્વભાવ હોય બહુ સરસ સુખદ સ્વભાવ હોય એની પાસે તમે બેસો ને તો સેજે સેજે ગલગલિયા થાય હા સહેજે સહેજે બેઠા છેટા પાંચ હાથ બેઠા હોય તો બેઠા બેઠા ગલગલિયા થાય સુખદ એવો સુખદ સ્વભાવ હોય દુઃખ ભૂલી જાઓ તમે પડખે બેઠા હોય તો સુખદ સ્વભાવ હોય દિલ દરી આવો હોય પોતાના ઘર ખોરડા વેચીને આપી દે આવો દિલાવર દાતા હોય હે સુખદ સખા સ્વભાવ હોય દિલ દરી આવો હોય પિંગલ બચાવંત બને નહીં પ્રાણ કાય છતાંય મોત આવે ત્યારે એનું રક્ષણ થતું નથી ત્યારે એ કાંઈ કામ આવતું નથી શું કામ આવે છે હરિભજન કામ આવે છે બીજું કંઈ કામ આવતું નથી હજી એક વિદ્યા છે એ કામ આવે એવી નથી અને એના પછી બીજું જે ચેપ્ટર આનું મૃત્યુ વખતે મૃત્યુ વખતે જે રક્ષાની વાત છે આ તો હજી આગલો એપિસોડ જ કયો એડવર્ટાઈઝ જ છે આ મોતની પણ આ એક એડવર્ટાઇઝ છે આપણે જોઈ શકીએ જોઈ શકીએ એડવર્ટાઇઝ કહેવાય પણ હજી હવે નથી જોઈ શકાતું એવું જે મૃત્યુનું ઘટે છે એમાં જ હરિભજન સિવાય બીજું કાંઈ રક્ષા નથી કરતું પણ એ વાત આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી